જય સ્વામિનારાયણ અર્થમનર્થમ ભાવય નિત્યમ નાસ્તિ તત સુખલેશ સત્યમ પુત્રાદપી ધનભાજામ सर्वत्रेष्यावितारीति भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते अर्थमनर्थम् भावय नित्यम् નાસ્તિ તત સુખલેશ સત્યમ પુત્રાદપી ધનભાજામ ભીતિ સર્વત્ર એશા વિહિતા રીતિ શંકરાચાર્યજી મહારાજ કહે છે ધન સંપત્તિમાં લેશ માત્ર સુખ નથી એ અનર્થ એટલે ભૂંડું કરનારું છે પૈસો ભૂંડું કરે છે પૈસાદાર લોકોને પણ પોતાના સગા દીકરાથી પણ સતત ભય રહે છે સર્વત્ર આવી રીતિ જ છે પૈસામાં સુખ છે એવું પ્રથમ દ્રષ્ટિએ તો દેખાય છે છતાંય શંકરાચાર્યજી એને તમામ સાધુ સંતો કે છે કે એમાં લેશ માત્ર સુખ નથી એ કયા સંદર્ભમાં કહે છે એ આપણે આગલા બે પ્રવચનોમાં તો જોયું છે એમાં થોડુંક યાદ રાખી લીધા જેવું સુખી થવાનું એક સૂત્ર છે ધન ઓછું રાખો તન મધ્યમ રાખો અને મન મોટું રાખો આ સુખી થવાનું પરમ સૂત્ર છે ધન ઓછું રાખો સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય મેં ભી ભૂખા ના રહું ઓર સાધુ ભૂખા ન જાય સાઈ ઇતના દીજીએ હે ભગવાન મને એટલું આપો કે મારા કુટુંબનું ભરણ પોષણ થાય હું ભૂખ્યો ન રહું અને કોઈ સાધુ સંત અભ્યાગત આવે એ ભૂખ્યા ન જાય બસ આટલું આપજો આ ધન સુખનો ઉપાય અને ઓછું રાખો કદાચ ઘણાના હાથ એવા હેમના હોય છે ગમે ત્યાં નાખે ને ત્યાંથી પૈસો નીકળે પેલા વસ્તુપાલ તેજપાલની વાત નથી દાટવા વાગ્યા ત્યારે ઉલટા ત્યાંથી નીકળ્યું એટલે કદાચ એવા કોઈ ભાગ્યશાળી હોય કે એને ઘણું આ સૂત્રને સમજાઈ ગયું હોય આપણે તો ખાલી બોલીએ પણ એને સમજાઈ ગયું હોય ઓછું રાખવું છે પણ હવે ગમે ત્યાંથી આવતું હોય શું કરે બિચારાને એવા ભાગ્ય હોય તો આમાં એમ કહ્યું છે ઓછું રાખો આવ્યું હોય તો પછી દેવું ઓછું રાખો સ્વાભાવિક આવી જાય સૂત્રમાં એમ કીધું ઓછું રાખો એને જે તે સત્કર્મમાં એનો વ્યય કરો બીજું તન મધ્યમ રાખો એટલે અતિ સુકલકડી શરીર પણ દુઃખ આપે અને અતિશય અદોદરું મોટું શરીર એ દુઃખ આપે શુક્લકડી શરીર હોય તો એ કાંઈ બહુ તાકાત કરી શકે નહીં દોડી શકે નહીં તો બહુ જાડું શરીર હોય તો એ દુઃખ આપે બિચારો કેટલાય ફંક્શન ગોઠવે ત્યારે માંડ બેસાય અને ઊભું થવું હોય તો બોલું એનાથી નહીં મુસીબત એટલે પણ ઘણા એવા હોય કે બહુ કૃષ શરીર હોય બધા બેઠેલા એટલે કે ભાઈ ઓલા હનુભા દરબાર એટલે હનુભા બાપુ કેમ દેખાતા નથી તો કે જો ને હોકાની પાછળ બેઠા હોકાની પાછળ બેઠા કેટલા પાતળા છે હોકો કેટલો આટલો હોય તો જો ને હોકાની પાછળ બેઠા અતિ કૃષ તો અમુક બહુ ઝાડા હોય એમ બસ આખી ફૂલ ભરાઈ ગયેલી જગ્યા એકે નહીં વચ્ચેનો દાંડિયો પકડીને કેટલાય ઉભેલા પણ એક જણો હતો ને પાછળથી ધક્કો લાગે હાથમાંથી ઓલું પકડ્યું હોય ને શું કહેવાય એને હેન્ડલ એ છૂટી જાય બે પાંચ વાર આમ થયું એટલે પાછળ જોયું પાછળ તો એવો ડામરના પીપળા જેવો માણસ એટલે ઘડીક તો કઈ બોલ્યો નહીં શું બોલવું એમ પછી બહુ ધક્કા મીંડા લાગવા એટલે કીધું ભાઈ વડીલ તમે ધક્કા શું મારો તો પેલો કે ધક્કા કોણ મારે શ્વાસે ન લેવો હવે શ્વાસ લી એમાં ઓલો આખો આમ આમ થયો એટલે અતિ જાડું શરીર એ બહુ દુઃખ આપે અને બહુ કૃષ શરીર હોય તોય દુઃખ આપે પણ મધ્યમ અને ત્રીજું મન મોટું રાખો સંકુચિત મન હોય એ દુઃખનું કારણ છે ઘરમાં વ્યવહારમાં સમાજમાં બીજાની વિચારધારા બીજાના ધર્મ બીજાની ઉપાસના બીજાની ભક્તિભાવના ભાવના રેણી કેરણી સ્વભાવ એ બધાનો આદર કરે મારું એટલું સાચું એ સંકુચિતતા છે એ પોતાને દુઃખ આપે સમાજને પરિવારને બધાને દુઃખ આપે એટલે સંકુચિત મન દુઃખ આપે ઉપનિષદમાં બહુ સ્પષ્ટ કહ્યું છે કે ભૂમાવે તત્ સુખમ વિશાળતામાં જ સુખ છે નાલ્પે સુખમ અસ્તિ અલ્પતામાં સુખ નથી મૂઠું ભરીને મીઠું તમે એક વાટકા પાણીમાં નાખો તો આખું પાણી ખારું થઈ જાય કારણ પાત્ર નાનું છે અને એ જ મુઠ્ઠી ભરીને મીઠું તમે તળાવમાં નાખો તો અસર ન થાય મીઠું તો સરખું જ છે પણ પેલાની પાત્રતા મોટી છે એને સંકુચિતતા હોય તો બીજા ના રેણી કેરણી ઉપાસના ભક્તિ શાસ્ત્ર વગેરે બધું બરદાસ્ત થાય બીજું મન મોટું એટલે કોઈ નિંદા કરે કોઈ ટીકા કરે એવું બધું થાય મન મોટું હોય તો જવા દે કોઈ કે કોઈ આમ કહેતો તો હશે કેતો એ શું કરી અને ટૂંકું મન હોય તો માથાકૂટ થાય ત્રીજું મોટું મન એટલે પૈસો છે તો મોટું મન રાખીને આપે પણ આમાં શું થાય છે આ સુખના ઉપાય છે ને પણ લગભગ આપણે જો આનાથી ઉલટું જીવીએ મન મોટું તેની જગ્યાએ મન નાનું મન ટૂંકું સંકુચિતતા વાળામાં કૂપ મંડુકતાની જેમ જ બીજાનું જરાય સ્વીકારવું નહીં અમે પ્રદેશમાં એક જગ્યાએ હતા એરપોર્ટ ઉપરથી પ્લેન પકડવાનું હતું અમારી સાથે વડીલ હરિભગતે હતા મૂકવા આવ્યા હતા પછી ત્યાં એ એરપોર્ટ ઉપર એવું એવું હતું કે તમારે ટ્રોલી જોઈતી હોય સામાન મૂકવા માટે તો એક ડોલર એક ટ્રોલી દીઠ નાખો તો ઓલી ક્લચમાંથી નીકળે બે ત્રણ ટ્રોલી જોઈતી હોય આપણે સામાન માટે પૈસો નાખે ડોલર નાખે તો નીકળે ને ઓલી વડીલ હરિભગત હતા પૈસે ટકે સુખી હતા પણ એનું મન ના આવ્યું બોલો ત્રણ ડોલર કાઢતા ત્રણ ડોલર કાઢતા એનું મન ના આવ્યું એ જોઈ રાખતા આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો જે જે ચાર છ મહિનાથી ત્યાં ભણવા આવ્યો હતો એણે દોડીને ધડ દઈને ત્રણ ડોલર નાખીને ટ્રોલી ટ્રોલી ત્રણ કાઢી લીધું તોય પેલાની એમ ના થયો કે છોકરાને મારું નાક વાઢ્યું કહેવાય એમ કદાચ એને સ્મૃતિમાં ન આવ્યું હોય તોય માણસ તરત એમ કે લે બેટા તારું હોય તું આ લે રાખ પણ મન નાનું આપી ન શકે વાપરી ન શકે અને એ પોતે બહુ દુઃખમાં જ હોય અને એ પૈસો એની પાસે હોય તોય સુખ ના આવે એટલે મન મોટું નથી રાખી શકતા મન નાનું થાય અને તન મધ્યમ રહેતું નથી તન મધ્યમ રહેતું નથી કાં ખવાઈ જાય છે ખૂબ અને કાં કંઈ ભાવતું નથી કાં શરીર સુકાઈ જાય છે અને કાં શરીર ફૂલી જાય છે એટલું ખાય ખાય ખાય ખાય ખાઈને જામી જાય તો પછી ક્યાં ધાર્યું રહે છે અને ધન ઓછું રહેતું નથી ઓછું રહેતું નથી નથી કોઈને ઓછું જોઈતું જ નથી આ સાંભળી લઈએ ટાઢેકો છે પણ આપણે એમ થાય કે ધન ઓછું જોઈએ કોઈ એવું માળા કરે હે ભગવાન ઓછું કરજો હજી સુધી એવો કોઈ ભગત નહીં મળ્યો હોય ધન ઓછું જોઈતું જ નથી એમ તમે કોઈ પ્રવાસે નીકળ્યા હો યાત્રાએ નીકળ્યા હો ને તમે નખ ખાય સોનાના ઘરેણા દબાવીને પહેર્યા હોય કાનમાં હાથમાં કાંડામાં ગળામાં કેડમાં બધે આમ ખૂબ અને પાંચ લાખ રૂપિયાનો થેલો ભરાવીને નીકળ્યા હોય ચાલ્યા જતા હોય સુખ આવે કેટલું થથર્યા કરે બસ એમાં જીવન યાત્રા પણ એક આપણી યાત્રા છે ને જીવન જીવવું છે એ યાત્રા છે એમાં આ બધો ધનનો જેટલો ભાર છે એ જીવન યાત્રામાં સુખ કેમ આપે પગલે પગલે બસ અનેક જાતની પીડાઓ જ આપે એટલે સુખી થવાનું તો પછી જે સનાતન સૂત્ર હોય એનાથી બહાર તો કોઈ સુખ થઈ જ ના શકે ને ધન ઓછું રાખો તન મધ્યમ રાખો અને મન મોટું રાખો બહુ મોટી વાત છે આ ત્રણમાં તો બધું આવી ગયું ભાઈ બહુ બહુ આવી ગયું એટલે ધનની વાત ચાલે છે તો ધનને કોઈને ઓછું જોઈતું નથી અને વધારે ને વધારે જોઈએ છે અને એ જ દુઃખનું કારણ છે એટલે ધન આવે એની સાથે આપણે આગલા પ્રવચનોમાં જોયું છે કે પૈસો એકલો નથી આવતો બીજું ઘણું સાથે લઈને આવે છે ભલે ને ગમે તે પ્રકારે લાવે એમાં બે ત્રણ બાબતો આપણે સાંભળી લીધી એક તો પૈસો આવે એટલે એની સાથે ચિંતા આવે પૈસો આવે એટલે બીજું શું આવે અનિદ્રા આવે જેમ જેમ પૈસો વધે એમ ઊંઘ ઘટતી જાય આવે તો કાગા ડોળા જેવી આવે ઘડીક થઈને ઉઠી જાય પડખા ફરે ને આવે ને એમ કરીને સવાર પાડી દે પણ મરદ છે એટલે પણ એ પૈસો ન હોય ને ગરીબ હોય ને એની તમે ઊંઘ જુઓ રોડ કાંઠે ટ્રક આખી રાત ભોંભોમો ભોંભોમો ભોંભોમો ભોંભોમો કરી જતી એને ઉઠે હું અને આપણે પૈસા વાળાને તમે જોજો મને એક જણો કે આ દિવાલમાં જે ઓલી આ સેલવાળી આ જો ઘડિયાળ છે ને પાટ એના કેટલું એમ કટકટ કેટલું થતું હોય તો કે આ બદલી નાખો આમાં ઊંઘવા નથી દેતું એ કટકટ એને રાતે એટલું બધું લાગે કે માથામાં વાગે બોલો પછી આમ આમ હાલે રાખે ને એવું લાવવું પડ્યું અવાજ નો આવે ને આ તો હું કટકટ કરી રાખે એટલું નડતું હોય પૈસા વાળા નડે પેલા નડે ચાલે એટલે જેમ પૈસો વધે એમ અનિદ્રા પણ વધે અને ત્રીજું પૈસો વધે એમ અજીર્ણ વધે ભૂખ વહી જાય ભૂખ હોય ત્યારે ખાવાનું ન હોય ને ખાવાનું આવે ત્યારે ભૂખ ન હોય પૈસો કોણ જાણે એવો અસર કરે છે ભૂખ મારી નાખે બહુ લખપતિ કરોડપતિ શેઠ છે એના કમ્પાઉન્ડમાં ભિખારી આવીને ભીખ માગી શેઠાણી બા મને કંઈક જમવાનું આપો એટલે આ ભાઈ પણ આમ શિરાજોરી કરવાની કરાવીને બસ આવીને બેસી જ ગયો માગવા કે આપી જ દો ના તમારે આપવું જ પડશે આજનો દિવસ એવું નહીં અઠવાડિયા સુધી આપવું પડશે એટલે ભાઈ આવું કેવું તને વળી આજે હજી તો આજનું હજી દીધું નથી ત્યાં અઠવાડિયાનું બુકિંગ કરી નાખ્યું ના એમાં એવું છે તમારે આપવું જ પડશે નક્કી મહેરબાની કરીને મને ના નહીં પાડતા અઠવાડિયું આખું તમારે મને અહીંથી જ હું લઈશ અહીંયા જ તમારે ત્યાંથી જમવાનું લઈશ મને આપવું જ પડશે કારણ શું મને ડૉક્ટરે કીધું છે મને છે ને ચામડીનો સેજ રોગ થઈ ગયો છે ખંજવાટ ખંજવાટ બહુ આવે છે એટલે મને ચામડીના ડૉક્ટરે કીધું છે અઠવાડિયા સુધી તમારે ઘી તેલ મરચું મીઠું મરચું કશું ખાવાનું નહીં હવે એવું તમારા વિના બીજે ક્યાં મળે આવા સુખી બંગલાવાળાને ત્યાં જ આ હોય કારણ કે આ લોકો એ જ ખાતા હોય બીજું કંઈ ખાઈ શકે નહીં એટલે તમારે મને આપવું જ પડશે મારો ભિખારી ઇન્ટેલિજન્ટ કેટલો આપવું જ પડશે ભૂખ વહી જાય પછીનું ચોથું પૈસો આવે એમ વચમાં હું તમને પૂછી લઉં આ તમને સારું લાગે છે હું પૈસાનું કઉ છું એ સમજવા જેવું તો છે નથી સારું ન લાગે તોય સાંભળજો આમાં કઈ પૈસો ફેંકીને કઈ બાબા થઈ જવાની વાત નથી પણ એમાં કઈક મર્યાદાઓ સમજવા જેવી છે અને થોડુંક સમજાઈ જાય તો બહુ સુખ આમ બહુ લોભી હોય આ વાત સાંભળીને થોડુંક જો મન છૂટું કરે ને બહુ સુખાવો બહુ રોક વેલર અમેરિકાનો ધનાઢ્ય પૈસો ખૂબ હતો અશાંતિ બહુ હતી વિવેકાનંદજી મેળ્યા વાપરો ને વાપરો ને પછી વિવેકાનંદજીને મેળ્યા મને જેવી હવે શાંતિ મળી એવી જિંદગીમાં અનુભવી નથી એટલે આમાંથી ચાવીઓ મળતી હોય છે એટલે ચોથું કારણ આ ચોથી બાબત પૈસો આવે એની સાથે અશાંતિ આવે જેમ જેમ આવે પૈસો એમ અશાંતિ આવે જોડાયેલી જ છે ગરીબ હોય ને દુઃખ હોય અશાંતિ ન હોય ભેદ બહુ બારીક છે પૈસાવાળાને અશાંતિ હોય ઘરમાં ટી સેટ હોય ડિનર સેટ હોય સોફા સેટ હોય ટીવી સેટ હોય સાડી સેટ હોય પાર્ટી સેટ હોય વેલ સેટ હોય પોતે અપસેટ હોય આને અશાંતિ કહેવાય બધું હોય લ્યો પણ અપસેટ હોય અશાંતિ છે અરે અરે પૈસા સંગાથે આવે છે પૈસાની હારે જ આવે છે વ્યક્તિનો દોષ નથી પૈસાનો દોષ છે અને બીજું અશાંતિ એટલે નિરાત જ નહીં નિરાત જ નહીં લ્યો નિરાત શબ્દ પૈસા વાળા ડિક્શનરીમાં નીકળી જાય નિરાત ન હોય લાખો કરોડોનો બંગલો છે શેઠાણી ગેલેરીમાં ઉભા ઉભા રોવે રહ રહ રોવે બોર બોર જેવડા આંસુ જાય તે પેલી નોકરાણી જોઈ ગઈ આવીને દોડી શેઠાણીને હાથ મંડી ફેરવવા બા કેમ રડો છે તો કે આમ જો ને પેલા મજૂર છે એ મજૂર ને એની ઘરવાળી ને એના બે છોકરા કપડાં હરખા પહેર્યા છે નથી પહેર્યા પણ મારા ચારેય જણા દીકરો દીકરી અને પતિ પતિભત મજૂર છે પણ મારા અત્યારે બપોરનું ટાણું થયું છે કેવા એક જ રોટલા ઉપર બેસીને રોટલો મરચું મીઠું છાસ કેવા કલવલાટ કરતા કરતા આનંદથી જમે છે એને આ આનંદ તું જોઈ એના મને રોવું આવે છે કે આ અમારે સંપત્તિનો પાર નથી પણ તારા શેઠ કોઈ દી અમારા પરિવાર હારે જમવા બેઠા એવું તે જોયું કોઈ દી નહીં જ્યારે જો કે મુંબઈ ગયા દિલ્હી ગયા અમેરિકા ગયા દુબઈ ગયા આફ્રિકા ગયા ફલાણી ગયા તે હું આ બંગલાને પરણી છું કે કોને પરણી છું બસ નિરાત જ નહીં શા માટે કે વધુ ને વધુ લઈ લેવું છે એટલે સુખ શું કહેવાય એ ખબર પડતી નથી સાચું છે ને જો રાતના બાર વાગ્યે શેઠના ઘરમાં ચોર આવ્યો અને શેઠ તો વાણિયા એટલે સાવ બિચારું પોચું દિલ અને પાછા જૈન ધર્મી વાણિયા શેઠને કીધું એમ ઊંઘ તો આવે નહીં એટલે આમ સેજ હળ થયો એટલે ઊંઘ ઉડી ગઈ ઝીણી નજર શેઠ ભાળી ગયા ચોર આવ્યો મારી નાખ્યો હવે શું કરું આપણે કઈ થોડા બથો બથાવી કે મણી જાય મણી જાય આપણે તો પણ બુદ્ધિને શેઠાણીને બૂમ પાડી શેઠાણે અડધી રાતે હા ઓઈલો બહુ કિંમતી વેઢ છે એ તે ક્યાં મૂક્યો છે ચોરને તો ભારે રસ પીડ્યો કાન હરવા કરી ગયો એ કે હા ફરબારું જડી જતું હોય તો રાતે ફાફા મારવાની વેઢ એટલે વેઢા ઉપર પેરા આંગળીના વેઢા ઉપર પણ વીટી પાતળી હોય વેઢ બહુ મોટો હોય બહુ કિંમતી વેઢ હે શેઠાણી બોલો વેઢ ક્યાં મૂક્યો વેઢ અરે પણ અત્યારે શું વેઢને સંભાળીને તમારે હુઓને નિરાય ના આવો કિંમતી વેઢ એને જાતન કરીને જાળવવો પડે તમારો રહ્યો સ્વભાવ પાછો સાવ ગાફલ તે તમે જાળવીને તો મૂક્યો છે ને હા હા જાળવીને મૂક્યો પણ શેઠાણી કોની એ સમજી ગયા કાંઈક હોય એટલે કીધું હા મેં જાળવીને જ મૂક્યો છે પણ ક્યાં મૂક્યો છે એ તો કયો પણ એ તમારે મેં એ તમે કયો તો ખરા ક્યાં મૂક્યો છે એ છે ને પાણિયારા ઉપર ગોળો છે ને ગોળામાં ગુજારાની નીચે ભાષણ મૂકી એમાં વેઢ મૂકી માથે બુજારું એટલે ઢાંકણું મૂકી દીધું છે એમાં વેઢ મૂક્યો છે ક્યાં કીરો જો પાણીયારો એનો ગોળો ગોળામાં એક વાસણ મૂક્યું એમાં વેઢ એમાં ઉપર ઢાંકણું ઢાંક્યું હા તો તો વાંધો નહીં ત્યાં કોઈનો હાથ ન જાય પણ હકીકતે શું આ તો બધા વારી બુદ્ધિવાળા વીંછી નીકળેલો આવડો મોટો ઠાકર્યો આના શેઠ રહ્યા જૈન ધર્મી રાતે આવે ક્યાં મારવો દિવસે રાતે કઈ નાખવા જતા ડર્યા એટલે ચીપિયાથી પકડીને ત્યાં ગોળામાં ઢાંકણે નેન ઉપર મૂકી દીધા એ ઓલા ચોરને સંભળાયું હવે વેડ ક્યાં છે ગોળાના ઢાંકણા હેઠે જ છે બસ શેઠ પડકું હોઈ ગયા ધીમે પગલે આવ્યો આવેલો ઢાંકણું ખોલ્યું હાથ નાખ્યો નાખ્યો હોય મારે બાપા લઈ અરે મૂકે ઓલ્યો નહોતી ચીસ નાખવી તો ચીસ નીકળી ગઈ શેઠ પીડ્યા પીડ્યા કે કેમ બાપા વેઠ હાંકડો પીડ્યો વંડી ઢેકી ગયો એટલે આ આપણે ગુણાતીતાનંદ સ્વામી કીધું છે પૈસો છે ને એ વીછીનો કરોડ છે એ ચટાકા મારે અને પછી વીછી જેને કરડ્યો હોય એને ખબર હોય ઓહો આમાં એમ કહે છે કે વીછી આખવામાં હોય ને આમાં આમાં દોડતો હોય ને એવું એને અનુભવ થાય ને કાળી બતરીને એ આખો જ વીછી અંદર ગરી ગયો હોય અને દોડે જતો ને ઉતરતો હોય દોડે જતો ને ઉતરતો ને ચડતો હોય ઉતરતો ને ચડતો હોય એવું એને કાંઈક થાય કાળી બળતરા થાય એમાં પૈસાનો ચટાકો લાગી જાય ને પછી એ જંપ ન લે એને નિરાશ ન હોય અહીંથી લઈ લો અહીંથી લઉં ચોર ત્યાં લેવાઈ ગયો એમાં જ મર્યો ને એન્ડ્રુ કાર્નેગી આપણે વાત આગળ એક જોઈ હતી એની આ બીજી વાત સિત્તેર એસી વર્ષ પહેલાનો અમેરિકાનો એક નંબરનો ધનાઢ દસ અબજ ડોલરનો માલિક હવે એને એક સેક્રેટરી હોય એમ પચાસ લાખ ડોલરનો ચેક લખવાનો છે પેમેન્ટ કરવાનું છે એટલે સેક્રેટરી આવીને સાઇન કરવા માટે શેઠ પાસે આવે એટલે શેઠે આમ સાઇન કરી દીધી હવે આ તો રોજે ભાઈ લાખોના ચેક લખાતા હોય ભરાતા હોય સેક્રેટરી બધું હવાલા કરતો હોય બધું આપવાના હોય તો દસ લાખ ને પંદર લાખ ને વીસ લાખ ને પચાસ લાખ આમ જ જતું હોય ને મોટી કંપની આ પચાસ લાખના ચેકમાં સાઇન કરવાની હતી એન્ડ્રુ કાર્યને ગીને તો સાઇન કરી પણ થોડું મરમાળો હસ્યો અને એક વિચાર આવી ગયો હવે સેક્રેટરી હોય તો વધી વધીને પગાર કેટલો એ જમાને જે સો ડોલર બસો ડોલર ત્રણસો ડોલર જે હશે એટલો જ હશે ને કેટલો હશે અને એને ભરવાના ચેક પચાસ લાખ સાઠ લાખ દસ લાખ પંદર લાખ આવા ચેક ભરવાના જોવાના પગાર કેટલો સો બસો ડોલરનો એટલે એન્ડ્રુ કાર્નેગી રહી ન શક્યો એટલે ને કીધું સેક્રેટરીને આજે પચાસ લાખના ચેક ઉપર સાઇન કરતા કરતા એને કીધું બહુ મજાની વાત હે સેક્રેટરી હું તને એક વાત પૂછું પૂછો ને માલિક આ તું ચાલીસ લાખ ને પચાસ લાખ સાઠ લાખ દસ લાખ ને આ બધા ચેક મારી પાસે સહી કરાવી તું આમ બધા ચેક ફેરવે આ બધું કર આ કઈ નાની રકમ તો નથી ના સાહેબ નાની તો ના જ કહેવાય ને ફાટી પડે કોઈ પચાસ લાખ ડોલર એટલે શું હા તો તને તો એમ જ થતું હશે ને કે ભગવાન કરે ને મને એન્ડ્રુ કાર્નેગી બનાવી દે એવું તને આમ સપના આવતા હશે ને બોલો સેક્રેટરી કે સાહેબ માફ કરજો માફ કરજો સાહેબ નાને મોટે મોટી વાત થઈ ગઈ રામ રામ રામ રામ માય ગોડ ભગવાન રક્ષા કરે મારી કેમ અરે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને કોઈ જન્મે એન્ડ્રુ કાર્નેગી બનાવતા નહીં મને આવો સેક્રેટરી જ રાખજો બોલો આંચકો લઈ ગયો એટલે એવું તને શું છે આ લાખો કરોડો ડોલર આમથી આમ થાય છે સાહેબ પણ મારે તમને કહેવાય નહીં હું તો સામાન્ય નોકર કહેવા આપનો આપ ક્યાં હા પણ સાહેબ નહીં નહીં નહીં તું કે તમને માઠું લાગી જાય સાહેબ ના તું મને કે ને કે શું એવું તને શું લાગ્યું શું લાગ્યું સાહેબ તમે કઈ જીવન જીવો છો તમને કઈ કઈ મારે શું કેવું તો કેમ કેમ શું સવારના પોલમાં ઓફિસમાં કોણ આવે છે સાહેબ બોલો છો તમે એન્ડ્રુ કારને કે સૌની પહેલા ઓફિસમાં આવે સાહેબ તમે સૌની પહેલા ઓફિસમાં આવો ત્યાર પછી પટાવાળો આવે પ્યુન આવે ત્યાર પછી હું આવું ત્યાર પછી મેનેજર આવે અને ત્યાર પછી બધા મજૂર કામદાર વર્કર્સ આવે અને છેલ્લે જયારે ફેક્ટરી બંધ થાય ત્યારે સૌથી પહેલા વર્કર્સ નોકરો જાય મેનેજર જાય હું જાઉં પટ્ટાવાળો જાય અને પછી તમે ઓફિસ છોડો છો ડોલર ડોલર ને ડોલર જ ગણ્યા રાખો છો બાકી તમારા જીવનમાં કાંઈ છે તમને આ કાગળના ડૂચા સિવાય જિંદગીમાં બીજું કાંઈ હોય છે માણવા જાણવા જેવું પરિવાર કુટુંબ કબીલા કોઈ કાંઈ જાતનું બધું હોય છે કાંઈ તમને જીવનમાં જીવો છો મોઢું થઈ ગયું શાહી જેવું એ તારી વાત તો સાચી છે હા તો બસ સાહેબ માફ કરજો પાછું આનું વેર રાખતા નહીં પણ કોઈ જન્મે ભગવાન મને એન્ડ્રુ કાર્નેગી ન બનાવે મને સામાન્ય પટાવાળાઓ બનાવે આમાં જે જીવન છે એ તમારામાં નથી તમારી પાસે ડોલર છે બીજું કાંઈ નથી પણ ડંખ લાગ્યો એટલે પછી અશાંતિ અશાંતિ અશાંતિ મૂળ તો શું છે ભગવાન જ્યારે આ પૃથ્વી પર મોકલે છે ને દરકને ત્યારે એને ચોઈસ પસંદગી આપે છે કે જો ભાઈ આ એક બાજુ આ ઢગલો છે એક બાજુ આ ઢગલો છે તારે જેમાંથી બેમાંથી જે પસંદ કરવો એ પસંદ કરી લે પછી તને હું ધક્કો મારી દઉં આ ઉપર આવી વ્યવસ્થા છે એ ખાનગી જાણવા મળ્યું છે એમાં બે ઢગલામાં એક ઢગલો શું છે કાજુ બદામ પિસ્તા સાટા પેંડા બરફી પીઝા એવું બધું અને બીજો ઢગલો છેનો છે સૂકો રોટલો મરચું મીઠું ને એ બસ એવી ચટણી એવું સામાન્ય કોરું ભગવાન કે આમાંથી બે પસંદ કરી લેવું કોણ શું પસંદ કરે નેવા મીઠાઈ બદામ કાજુ ને આજ બધું પસંદ કરે ને ક્રીમ સલાડ ને આન ત્યાં બીજું કરે એવું જ પસંદ કરે ને કોણ સૂકો કરગઠિયા જેવો રોટલો ને આ તેને એવું કોણ ડાળિયા ફાકે મમરા ફાકે ને એવું કોણ પસંદ કરે પણ જેવું પસંદ કરે ને ભગવાન શરત કહી દે જો ભાઈ આમાં એવું છે હવે તમે આ પસંદ કર્યું છે ને આની સાથે એક શરત છે કાજુ બદામ આ પેંડા બધું જમવું હોય પણ એની સાથે અનિવાર્યપણે શરત જોડાયેલી છે કે બેસીને જમાશે નહીં દોડતા દોડતા જમવાનું અને આ સુકા રોટલા જો તમારે જમવા હોય તો નિરાતે પલાઠી વાળીને જમો તમને કોઈ નહીં કે નિરાતે જમો બેસી જીરો જમતા જમતા એક જણો લગ્નમાં આમંત્રણ મળ્યું છે જમવા ગયો હતો નવ વાગે જમવા બેઠો એક કલાક થઈ ગઈ દસ વાગી ગયા તોય જમતો હતો એટલે કોઈએ કીધું કે એટલે આ દસ વાગે એક કલાકથી જમે છે તો કે જમવા દે હજી એક કલાક જમવાનો તો કે કેમ તો કાર્ડમાં લખ્યું છે જમવાનો સમય નવ થી અગિયાર ભૂખડી બહાર જ નિરાયતે ચાલે શું પસંદ કરવું છે એ આપણે કાંઈક એવું પસંદ કરીને જે જે આવ્યા હોય તો એકને નિરાત રહેવાની છે ને એકને નિરાત ક્યારેય રહેવાની નથી પસંદ કરીને જે આની અનિવાર્ય શરત જોડાયેલી છે હવે તમે જોઈ લો ને આ અમેરિકા વાળા તમે જાઓ તો ખબર પડી જ જાય તમને કમાતા હોય ઘણું પણ એક હાથે ડ્રાઇવિંગ કરતા હોય એક હાથે કોફી ચુસ્કી લેતા જાય ઓલા ખાના જે હોય ને એમાં મગ ઘાલી દે પેલો પ્યાલો વળી કેળ અડધું ફોલ્યું આમ આમ ખાતા જાય ને આમ આમ આમ આમ કરતા જાય લાખો લાખોપતિઓ નિરાજ ક્યાં દોડતા દોડતા જમે છે ને તમે જોઈ લો અને વળી આપણે હારે બેઠા ને તો કે સ્વામીજી એક બાઇક લઈ લો એક બટકું ભરી લઉં એમ ભરી લે ભાઈ તું નિરાયતે અમને આવડતી નથી નહીતર અમે ગાડી હાકીએ તું નિરાયતે જમી લે આવું હોય પણ એવું જ છે જો અને બધા અમેરિકા બધા બધા ચોખા એકટાણા કરે આપણે તો ચાતુર્માસમાં ચાર મહિના નહીં એક મહિનો કરવાનો હોય એમાં પંદર દિવસ ભાંગી નાખે પંદર દિવસ જેવા તેવા એમાં સાંજે વળી દૂધ ને કેળા ને વેફા ને પેંડા ને એ બધું જુદું એકા એકટાણા રાયડું પાડે અને પેલા ચોખા એક ટાણા કરે સાંજે નિરાતે આવીને જ બધાને જમવાનો મોકો બસ બોલો સાચું ખોટું કોઈ બાકી જમે જ નહીં સવારે નહીં બપોરે નહીં કાંઈ નહીં કોઈ નહીં અહીંથી ને જાય ને એ બધા ટેવાઈ જાય ભલે જ નહીં જમવાનો સમય જમે એટલે સુસ્તી આવી જાય કામ શું કરો તમે અને ના તો આમ કામ લે એટલે તોડી નાખે એમ પૈસા દઈએ પણ તમે ભૂકા કાઢી નાખે અને અહીં તમે તો લાંબા પગ કરી નિરાતે બેઠા ઇન્ટરવ્યુમાં પૂછેલું તમે કામ કરતા થાકતા નથી તો ક્યારેય નહીં નોકરીમાં રાખી લીધો સાહેબ આવ્યા જોયું તો ટેબલ ઉપર પગ નાખીને સૂતો હતો એટલે તે કીધું તું ને હું ક્યારે થાકતો નથી તો થાકતો જ નથી ને એટલે મારું રહસ્ય આ જ છે થાકતો નથી એટલે આમાં આરામ જ ભરમાવું છું દોડતા દોડતા જમવાના બસ મેવા મીઠાઈ આ બધી હોય નિરાત નહીં ભાઈ બસ તમારે શું જોઈએ છે એ વિચાર માગેલી એવો બહુ મોટો પ્રશ્ન છે એવું જ છે તો આનો ઈલાજ શું અશાંતિ આવે છે પૈસા સાથે અશાંતિ અચૂક આવે છે ઈલાજ શું ઈલાજ એ ઈચ્છા ઘટાડવી બહુ જોઈએ છે ના જોઈએ છે ત્યાં બધી ઈચ્છા ઘટાડી નાખી માણસને ઘણીવાર એક હજાર પગાર આપે પણ એના માટે આખો તૂટી જાય એટલો બધો લાંબો થઈ જાય ત્યારે ઘણા સમજદાર હોય કે ભાઈ એક હજાર મળે મળે પાંચ હજાર મળે જવા દો થોડી નિરાયત તો આપણે જીવીએ પાંચ હજાર વધારે લઈને શું કરવું ત્રણ મહિના નિવૃત્ત થઈ જવાનું તો કે એટલું જવા કેમ દેવાય પણ નિરાશ શું કહેવાય એ માણી ના શકે જવા દો ને નોકરો ક્યાં ખૂટે એમ છે જુવાર બાજરો નિરાતે ભજન કર સૂજે નહીં પૈસો જ સૂજે પૈસો જ સૂજે પાછો ધર્મમાં વાપરવું એવું નહીં વળી હું કામી લઉં કઈ સારા બે સત્કાર્ય કરી લઉં એ વાતમાં માલ નહીં હું આ દીકરાને એટલું દઈ દઉં દીકરીને એટલું દઈ દઉં આનું એટલું દઈ દઉં ગઈઢો થાય ત્યારે મારે કામ આવે મને ઓપરેશન આવે કામ આવે ફલાણું આવે કામ આવે એમાં કઈ ઠાકોરજીનું કઈ નામ ન આવે નિરાજ શું કહેવાય એની ડિક્શનરી ન મળે ગમે એટલો સત્સંગ કરો તો શું જીવમાં ન ઉતરે હિરણ્યમયને પાત્રે એને સત્ય સભિહિત મુખમ પૈસામાં લોભ લાગી જાય એટલે એવું ઢાંકણ છે કે તમને બીજું ઘણું બધું એમને રોકી દે સુખ ઈચ્છા થોડી ઘટાડ ફેંકી દે તો થાય ઘણા પછી નથી પૈસા વાળા રાઈડના માથે હાથ મૂકીને ટેન્શન બહુ છે બહુ ટેન્શન છે તમે જોયું છો એટલે રબર બેન્ડ આવે ને એમાં પેન્સિલો ભરાવે બહુ સીધું સાધું દર્શન પેન્સિલો ભરાવે ભરાવતા જાઓ ભરાવતા જાઓ પછી શું થાય તંગ થઈ જાય કે નહીં બસ આવું છે એટલા બધા પ્રવૃત્તિઓ એટલું બધું આ બધું વધતું જ જાય પેન્સિલ ભરાવતા જ જાય એક ફેક્ટરી બીજી ફેક્ટરી ત્રીજી ફેક્ટરી ચોથી દુકાન ફલાણું દુકાન અહીંયા ડિપોઝિટ અહીંયા ફલાણું અહીંયા પેલું પોતાને ખબર ન હોય ક્યાં કેટલું રોક્યું છે પછી થંગ થઈ જાય કે નહીં બસ ટેન્શન છે બે પાંચ પેન્સિલ ઓછી કરી નાખો ને તરત શાંતિ થઈ જાય લ્યો હે જરાક બે પેન્સિલ કાઢી નાખો લ્યો તો આગળ તરત સરખું થઈ જાય ના એ કાઢવું નથી એમનેમ કઈ સરખું થાય એમ કરો એમનેમ તો થાય જ નહીં મયારામ ભટ્ટ માણાવદરના નેનાભાઈ ગોવિંદરામ બે જણા વિચાર કર્યો ભાઈ આપણે એક દુકાન કરશું નાની આટડી નાખીએ ભિક્ષા માગીને નિર્વાહ કરનારા થોડી નાનકડી ખેતી પણ ખરી વિચાર કર્યો કે આપણે દુકાન કરીએ તે રાતે પર્યાણ કરવા બેઠા આઠ નવ વાગે આ નિયમ ધર્મ આપણું બધું સત્સંગનું પતી જાય ને પછી બે ભાઈઓ બેઠા ઘેરે શેની દુકાન કરવી ક્યાં દુકાન કરવી કોની પાસેથી લેવી કેટલું ભાડું રાખવું કેવી રીતે લેવું માલ ક્યાંથી ખરીદવો કેવી રીતે દેવું કેમ ચોપડા નાખવા પછી કોઈ ઉધાર માગે શું કરવું ન માગે શું કરવું લેવા જાવ શું આ બધા બહુ વિચાર વિમર્શ કર્યા પાછું આવડે કે નહીં શીખવું કોની પાસે નામું કેમ લખવું આનું શું કરવું માણસ કોણ રાખવો રાખવો કે ન રાખવો આપણે કરવું કે ન કરવું દુકાન કોણ બેસીએ બહાર કોણ જાય છે આ બધું બે ભાઈઓ આવું બહુ વિચાર કર્યો એમાં કુકડો બોલ્યો તે મયારામ ભટ્ટ કે ગોવિંદરામ આ શું તો કે ભાઈ સવાર પડ્યું ચાર વાગ્યા કુકડો બોલ્યો હે અરે ભગવાન હજી દુકાનના મંડાણ નથી કર્યા ત્યાં જો હું ઘરામ થઈને કુકડો બોલી જતો હોય તો ગોવિંદરામ મુક આ આપણે કરવું જ નથી <laughs> હજી પર્યાણ કરીએ છીએ ત્યાં જો ધ્યાન ભજન ઊંઘ અને આ બધું જતું રહેવાનું હોય તો એલા આ દુકાન કરીને મારે ત્યારે શું કર્યું એના કરતા બે ઘર વધારે માગશું બ્રાહ્મણ દેહ છે કોણ ના પાડવાનું છે ત્યાં ત્યાં નાળિયેર ફેંકી દીધું બસ <laughs> અને નિરાયતે બસ ભિક્ષાવૃત્તિ પાછા જોડાઈ ગયા હરિભજન કરવા માંડ્યા એકાંતિક ભક્ત શિક્ષાપત્રીમાં મયારામનું નામ લખાણું દુકાન માંડી હોત તો <laughs> છે ને આ બધા પ્રસંગો આદરણીય છે જો એમણે ફેંકી દીધું એક ક્ષણમાં જાગી ગયા ને એટલે આમાં આ હોય એટલામાં આટલું થયું છે તો આ તો કરાય જ નહીં આ બધું તમે સાંભળો છો ખબર નથી એવું નથી છે જ ખબર જ છે અમે બોલીએ છીએ તમને નથી ખબર કે અનિદ્ર આવે છે અજીર્ણ આવે છે અશાંતિ આવે છે આ બધું ટેન્શન થાય છે પેન્સિલો વધતી જાય છે નથી ખબર અમને ખબર ન હોય સ્વાભાવિક તમને તો ખબર છે છતાં જાગવું એ બહુ મોટી વાત છે અને એવું નથી જાગતા હોય છે આ વાતો તમને એ તો જેને નક્કી કરીને આવ્યા ભલે બોલે એ જાગતા ન હોય અમારે ઘણા જાગતા હોય ઘણાને લાગી જતું હોય બાકી જે વજ્રની કરીને બેઠા હોય છાતી એને પછી કાંઈ અસર ન પડે એને યમદૂતે ઢીલો ન પાડી શકે ને એ એને જીવ કાઢવા આવે કે ઘડી ઉભર ઉઘરાણી બાકી છે એની યાર જીભા જોડી કરે એટલે યાર અમે આ વહીવટમાં ન પડવા ન શું પડવાનું હોય તમને ખબર પડે રૂપિયા કેમ આવે છે ઉભા રહ્યો ઘડી વ્યવસ્થા કરી લેવાય દો બોલો જમને પીગાળી દે હારી હારી વાતો કરી કરીને આવા હોય છે જો ટેન્શન છે ને સારી વસ્તુ છે સારી વસ્તુ છે હા સમજો ટેન્શન ને બધા જ એમ કે છે કે ખરાબ વસ્તુ છે હા છે પણ ખરું હદથી વધી જાય તો બાકી સ્ટ્રેસ ટેન્શન ચિંતા એ બહુ જરૂરી પણ છે ટેન્શન ચિંતા અને સ્ટ્રેસ વગર માણસ પ્રગતિ ન કરી શકે અમુક અંશે જરૂરી જ છે સાવ નફો કરો થઈને બેડો તો ફકીર થઈ ગયો એ શું કરે એ તો ગમે ત્યાં પીડ્યો રે તળાવની પેડે એને શું લેવાનું પણ થોડી સ્ટ્રેસ હોય થોડી ચિંતા હોય થોડું અવેરનેસ આ બધું હોય તો પ્રગતિ થશે જીવનમાં અમુક હદે તો જરૂરી જ છે તો જ પ્રવૃત્તિ થાય ચીવટ ન હોય લગ્ની ન હોય તો કાર્ય થાય કાંઈ પણ ઓવર ટેન્શન એ દુઃખનું કારણ છે કાંઈ સાવ જોઈએ જ નહીં ઘણા એવાય બાંગા મારતા હોય છે જેને કાંઈ કરવું જોઈએ જ નહીં ટેન્શન સ્ટ્રેસ શું કહેવાય હું જાણતો નથી તો તમે બીજું કરીએ શું દો છો તમે બીજું કરીએ શું દો છો એટલે જરૂરી છે પણ ઉપયોગ કરતા આવડવું જોઈએ જો આપણે એના માસ્ટર હોઈએ તો ફાયદો એ આપણો સાહેબ બોસ હોય તો ગેરફાયદો એટલે અમુક અંશે તો જરૂર જ હોય કેટલું વધારવું કેટલું રાખવું એમાં કેટલી પેન્સિલ ભરાવવી બસ આટલું જરૂરી છે બસ થઈ ગયું બરાબર હા બસ હવે આ પડે નહીં ના રીએ નહીં આ બસ બરાબર એ જાણવું ને એ રીતે વર્તવું એ કામ એટલે ઈલાજ શું ઈચ્છાઓ ઓછી કરવી અને ઈચ્છાઓ છે ને પોતાની ઈચ્છા ભગવાનની ઈચ્છામાં ભેળવી દેવી આ ઉપાય આપણે એક એક વસ્તુ દોષ છે પણ એનો ઉપાય પણ વિચારીએ છીએ ને શાંતિ આવે છે હવે સાંભળજો જે લક્ષણો જે આપણે સાંભળીએ છીએ એક પણ ખોટા નથી તમે સ્વીકારવા ન સ્વીકારવા એ સૌની મરજીની વાત છે હાજી પાંચમું છે પૈસો આવે બે શર્ત એની સાથે ભોગ વિલાસ અને દુર્ગુણ આવે બસ આવે જ આવે ભાડે ફ્લેટમાં રહેતા હોય નિરાયતે રહેતા હોય થોડો પૈસો આવે ને સાંકડો પડે નહીં જુઓ સાચું છે ને એટલે નાનું ટેલામેન્ટ લે પોતાનું પ્રાઇવેટ લેવું રહે બસ હા આપણી પ્રાઇવસી રે એ સારું રે આપણી પોતાની સ્વતંત્રતા એમાં વળી થોડો વખત રે ને પૈસા વધે આ નાનું પડે છે મોટું લ્યો એટલે વળી મોટો બંગલો છે જેવો મોટા બંગલામાં થોડું રે ને ત્યાં શું કે બંગલો મોટો છે પણ આગળ સ્વિમિંગ પુલ નથી એટલે વળી બદલે સ્વિમિંગ પુલ કરે એ જ્યાં થોડા વખત હાલે ત્યાં કે સ્વિમિંગ પુલ છે બંગલો મોટો છે પણ પાછળ બે બેકયાર્ડમાં ગોલ્ફનું મેદાન નથી એ વળી મેદાન વાળું લે બીજા હિંચકા વાળું લે એમ કરતા કરતા વધતા જાય તો બંગલા નાના નાના પડતા જાય આગળ ને આગળ વધતો જાય વિલાસ વિધો કે નહીં મારી પાસે હમણાં બહુ જાજો વખત નથી ગયો બે ભાઈઓ આવ્યા સગા ભાઈ વિચિત્ર લાગે વાત બે ભાઈઓને શું આ જીભા જોડી પચીસ ત્રીસ લાખની ગાડી લેવાની પણ ટાટા કંપની લેવી કે હોન્ડાની લેવી કે કઈ લેવી આ બસ ઓલો કે આ લેવી પેલો કે આ લેવી આપણે જોયા હતા સ્કૂટર ઉપર રખડતા આ પૈસા આવ્યા એટલે આ નક્કી નથી કર્યા ઓલો કે આ લેવી છે પેલો કે આ લેવી છે બે ને એમાં જ આમ ખેંચા ખેંચી ચાલે નક્કી થાય ને મારી પાસે આવ્યા ભાઈ મને શું છે તો કે હવે આમાં છે ને સામે બેમાંથી ગમે તે એક કહીને તો આખી પછી સંભળાવ્યા કરશે ત્યાં કીધું ના લીધી મારી આ ઈચ્છા નહોતી એટલે છે ને અમે બે નક્કી કર્યું છે તમે કયો લેવી મને શું કામ ભરાવો છો આમાં તમે હવે આ તમારી માનસિકતા જેવી છે હું તમને ગમે તે એક નામ આપી દઉં નહીં કરે નારાયણ તમારી એક્સિડન્ટ થાય તો કે સ્વામીએ કીધું ને જીવ તમારે જે લેવી લ્યો ને મને શું કામ વચમાં નાખો જાઓ જાઓ તમે હાલતા હતા પણ હું તો જોઈ રહ્યો મેં એને કીધું કે જો પૈસા નહોતા ત્યારે આવી કઈ માથાકૂટ થતી હતી બૈરાવ બૈરાવ હોય ને એ વાતો કરે જોયા જેવી હોય એ કે એ ફોર લીધું ગાડી કા સ્કૂટર ઉપર તમારા ભાઈને પવન લાગી જતો સાચું કેજો હવે અમને ખબર છે અમારા ભાઈ કોકની વાહે બેહવા મેળવે તો ઈતડીની જેમ ચોંટી જતા હતા ઈના ઈ છે હવે એને પવન લાગી જાય છે પૈસો આવી ગયો એટલે એ પાછા વાતો કરે અમારે તો છે ને એ રત્નાગીરી એટલે દેવગઢ ની હાફૂસ કેરી સિવાય અમારા ઘરમાં કોઈને કઈ ફાવતી જ નથી નજરે જોઈશો કાચા ભડદા ખાઈને મોટા થયા છે હવે તમને દેવગઢની આપું છું રત્નાગીરી આપું સિવાય બીજું ફાવતું નથી વિલાસ વધે ચાહ પૈસે છે આને બનાને લગી છ પૈસાની એક આનો ચાહ પાંચ પૈસા મળે એટલે એમ થાય આનો થઈ જાય જો ચાહ એટલે ઈચ્છાઓ તૃષ્ણાઓ ચાહ પૈસે છે આને બનાને લગી ચાહ આને છે રૂપિયે બનાને લગી હવે આનામાંથી રૂપિયો થાય ચાહ રૂપિયો છે નોટે છપાને લાગી હવે તો આમ પેટી આવવી જોઈએ લાખની પાંચ લાખની દસ લાખની કરોડની એટલે પેટીઓ મંડી આવે અને ચાહ નોટો છે બંગલે બનાતે છે આ બંગલો ને પેલો બંગલો જો વધતું જ ગયું ને વધતું જ ગયું અને એક બંગલાની જરૂર છે પણ આવો જ બંગલો એવી જરૂર નથી એ વિલાસ છે એટલે પૈસો આવે એની સાથે વિલાસ વધે ભોગ વિલાસ વધે અને બીજું એક ચમત્કારી પૈસાનો જે છે એ દુર્ગુણ પૈસો ન હોય તોય દોષ વધે અને પૈસો આવે તોય દોષ દોષ શું પાપ દુર્ગુણ આ તે બધું તમે જુઓ જેની પાસે પૈસો નથી એવા ગરીબ લોકો ન કરવા ધંધા કરે છે એવી સ્ત્રીઓ શરીર વેચે છે એવા જ લોકો આતંકવાદને સાથ આપીને પૈસો કમાય છે રાષ્ટ્રદ્રોહ કરે છે દેશદ્રોહ કરે છે સમાજદ્રોહ કરે છે એવા જ લોકો હત્યાઓમાં પૈસા કમાય છે દારૂના ધંધા કરે છે વેશ્યાગીરી કરે છે વિચારો કરે છે બધું જ શરીરો વેચે છે બધું જ કરે છે લૂંટફાટ કરે છે માણસ જેવા માણસે મારી નાખે છે પૈસો નથી તો નોકરી એક જણા રાખવાનો તો શેઠી ઇન્ટરવ્યુ લીધું જુવાની એટલે કે ભાઈ વાંધો નથી રહ્યો એનો પણ કઈ વ્યસન નથી ને તો કઈ એલચીનું છે ખાલી બીજું કઈ નથી કે એલચી કે વ્યસન ન કહે તો કે આમ એ રોજ નથી ખાતો એટલે ક્યારેક પીધો હોય તો એલચી ખાવ આમ આમ આમ મને ટેવ નથી એલચીની કોઈ વ્યસન નથી ખાલી એલચીનું છે અને એ પાછું રોજ નથી ખાતો ક્યારેક પીધો હોય તો શેઠ તો જોઈ રહ્યા એટલે તો દારૂ પી દારૂ રોજ તો ક્યાંથી પીવાય આ તો ક્યારે વૈશ્યાવાડે ગયો હતો પી લો હારે હારે શું વાત કરે છે તું દારૂ પીએ પાછો વૈશ્યા વાળે છે એમ રોજ તો ક્યાંથી જવાય આ તો ભાઈ ક્યારેક જુગારમાં જીતી ગયા હોય તો જાય એટલે જુગારે રમે જુગાર રોજ થોડો રમાય તો રાતે કઈક હાથ માર્યો હોય તો પછી રમી નાખીએ પૈસો આવે તોય દુર્ગુણ અને ન હોય તોય દુર્ગુણ જેની પાસે નથી એ અનેક પ્રકારના પાપ કરે છે પેટ વેચવા સુધીના પાપ કરે અને જેની પાસે આવી જાય છે એ નબીરાવો જો ચાહ આને છે પૈસે બનાને પૈસે છે આને બનાને લગી આને છે નોટે બનાને લગી નોટો છે રૂપિયો છે નોટે છપાને લગી ને નોટો છે બંગલે બનાતે ચલી અને ચાહ બંગલે મેં મોટર લેતી ચલી અને ચાહ મોટર મેં રાની કો એટલે વૈશ્ય પર સ્ત્રી કોલગલ ચાહ મોટર મેં રાની કો બુલાતે ચલી અને ચાહ રાની કો કોઠી પે લેતે ચલી અને ચાહ કોઠી છે હોટલ લેતે ચલી અને ચાહ હોટલ છે હોટલ મેં બોટલ ખુલાતી રહી ક્યાં ક્યાં ક્યાં ક્યાં જો પૈસા આ પેલા જો આ છોકરો નહીં આમનો પ્રમોદ મહાજનનો ચકરી આવી જાય ને આપણને શું પૈસા શું કરાવે છે કેવી જિંદગીમાં અને આ તો આપણે સારું છે જાણતા નથી હો બહુ ભાગ્યશાળી છે કારણ કે પૈસાદારો જે પાપ કરે છે ને એ આપણાથી જોવાય નહીં આપણે જો જોઈ ગયા હોય ને બે ત્રણ દિવસ સુધી ઊંઘ ના આવે આવા પૈસાના પાપ છે જેટલા કહેવાય એટલા દુર્ગુણો કરે છે હમ પશુઓને એક બાજુ મૂકી દે એટલા અધમ હોય શેમાંથી આવે છે એ દુર્ગુણ પૈસા મરકટસ્ય સુરાપાનમ વાંદરું એક તો જાતનું એને દારૂ પીવડાવ્યો મરકટસ્ય સુરા આ જેને શ્લોક લખ્યો હશે ને એને વંદન છે કેવું સૂજ્યું છે એમ મરકટસ્ય સુરાપાનો જાતનું વાંદરું ને એને પાછો દારૂ પાયો જાતનું વાંદરું કોણ આપણું મન છે વાંદરા જેવું સાંભળજો મન વાંદરા જેવું છે ઘડીએ જ સ્થિર નથી બધા ઠેકડા જ મારે છે ને ઉછળકૂદ કરનારું અહીંથી જાઓ અહીંથી જાઓ પાપમાં જાઓ ઘડીક પાપના વિચાર કરે ઘડીક પુણ્યના વિચાર કરે ઘડીક ધ્યાન દાનના વિચાર કરે ઘડીક જૂટવી લેવાના વિચાર કરે જાત જાત મરકટ જેવું છે એને સુરાપાન જુવાનીનો નશો હે ભગવાન જુવાનીનો અને સત્તા બેમાંથી કોઈ પણ એક એ નશો છે મર્કટ હશે સુરાપાન એટલે દારૂ પીવડાયો વાંદરા વાંદરાને સુરાપાન અને દારૂ પીવડાયો તત્ર વૃશ્ચિક દંશન એમાં પાછો વીછી કર્યો જાતનું વાંદરું દારૂ પીવડાયો એમાં વીજી કર્યો અને એમાં પાછા ભૂત વળી વળગ્યું મર્કટસ્ય સુરાપાનમ તત્ર વૃશ્ચિક દંશનમ તન મધ્યે ભૂત સંચારો કાંસ કાંસ ચેષ્ટાન કરી શતી મન વાંદરા જેવું જુવાની અને પદનો નશો અને વીછીનો ડંખ પૈસા વીછીનો ડંખ છે વાંદરા જેવું મન છે ને એમાં વીછીનો ડંક પૈસાનો ડંખ આવે ચટકા ભરે બે ત્રણ વર્ષ પહેલા આ બનેલી વાત આવું આ એક એક્ઝામ્પલ છે બાકી આવું જ છે પટેલને ચાલીસ વીઘા હશે જમીન કોણ જાણે એવી હિંમત કરીને ચાલીસ વીઘામાં ડુંગળી વાવી દીધી અને ભાઈ નાસિકમાં પાક ફેલ ગયો અને અહીં ભાવ વધ્યો ચાલીસ વીઘામાં ચાલીસ પચાસ લાખ કમાણો ઢગલો થઈ ગયો હવે ખેડૂએ જ્યાં માંડ માંડ પાંચ દસ હજાર જોયા હોય એમાં એટલો બધો ડુંગળીનો ભાવ આવ્યો ચાલીસ પચાસ સાઠ હજાર લાખ કમાઈ ગયો બહુ મકાન કરી નાખ્યું ટ્રેક્ટર લઈ લીધું ફોર વ્હીલર ગાડી લઈ લીધી પાંચ લાખ દેવા પડ્યા દઈને બૈરું કાઢી નાખ્યું અને બીજા પાંચ લાખ ખર્ચે નવું લઈ આવ્યો આ શેનાથી જેવો ચટાકા ભરે પેલા પૈસા ચટકા ભરે એ કર્યા વગર ના રે લ્યો વૈરું વૈરું બદલી નાખ્યું પૈસો આવે એટલે આ ચટાકા પર બેસવા જ ના દે તમને કાંઈક ધંધા ખોટા કરાવે જ એનો સ્વભાવ છે આ કરાવે અને તન મધ્ય ભૂત સંચારો સાંભળજો એ કોણ છે ભૂત સંચાર ભૂત ભૂત કોણ છે ભાઈ બંધોની ટોળી એવા મળી જાય એ કુસંગ પૈસો હોય અને એમાં પછી આવી ટોળી મળે પછી કાંસ કાંસ ચેષ્ટા કરી છે એ શું નહીં કરે એ શાસ્ત્રકારો કે અમે કહી શકતા નથી ભાઈબંધો મળે એવા પછી શું કરાય એટલે ભાઈ એક વસ્તુ એવી છે સોબત સારી રાખજો એટલે આ પૈસો આવે એની સાથે ભોગ વિલાસ અને દુર્ગુણ આવે છે સો આવે છે તો એનો ઈલાજ શું સત્સંગ રાખો સત્સંગ રાખો બસ આ તમે બધા બેઠા છો એમાં કેટલાય દુર્ગુણો નથી આવ્યા આમાં એટલા હશે કે જે સોપારીનો કટકોય જિંદગી નહીં ખાતા હોય આજના આવા જીવનમાં બહારનું પાણી નહીં પીતા હોય સોપારીનો કટકો નહીં ખાતા હોય શેને પ્રતાપે ભાઈ કોઈથી થિયેટર નહીં ચડ્યા હોય આમાં એવા બેઠા છે બધા તમે કહો અસર ન થતા એવું નથી અસર થાય જ છે આપણે યોગ મંડળનો સભ્ય છે પૈસા ટકે હમણાં સારો સુખી થયો એ હમણાં જ મને મેળવ્યો આમાં સાંભળતો હોય કથા બોલો મોટા મોટાભાગને અસર ન થતી ભલે પણ કોઈને તો થાય જ છે ને પૈસો છે પણ મને એને બહુ સરસ વાત હું જોઈ રહ્યો જુવાની સાવ નાની ઉંમર છે એટલે વાત કરી એટલું ને મેં આ અનુભવ્યું એટલે મેં કીધું મેં કીધું તમે આ સારી વસ્તુ અહીંયા મૂકી ઠાકોરજી આગળ તમે લઈ જાઓ ને અડધી મન કે સામે એક મારું વ્રત છે મેં કીધું શું વ્રત છે હજી મને આમ ચહેરો ભૂલાતો નથી જે બોલ્યો નહીં કે સામે મારો વ્રત છે મેં અમે નિયમ નિયમ લઈ લીધું બે માણસોએ શું સારામાં સારી વસ્તુ ઠાકોરજીને સંતોને અર્પણ કરવી અને સસ્તામાં સસ્તું ચાલે એવું જ ઘરમાં લાવવું બોલો મોંઘા મોંઘી કેરી મોંઘા મોંઘું ખાવાનું મોંઘા મોંઘું ફ્રૂટ મોંઘા મોંઘી કે ભાઈ ખજૂર મોંઘા મોંઘી કોઈ પણ વસ્તુ ગોતીને ઠાકોરજીને આપવાનું ઘરમાં નેવર ક્યારેય એ વસ્તુ ક્યારેય નહીં લાવવાની જે સ્વામીને ભોગવવાનું એટલે ભગવાનને ભોગવવાનો પદાર્થ આપણે ક્યારેય ભોગવવા નહીં મેં કીધું આટલે આ હજી નૂતન પૈસામાં પગ મૂકવાળો માણસ એને આટલું વ્રત લઈ લીધું સત્સંગથી જો તમે જુઓ તમે કયો છો અસર ન થાય કોણ કે અસર નથી થતી આટલી નાની ઉંમરમાં સત્સંગ વગર ઉગે ત્યારે તમારામાં જે કાંઈ ચેન્જ દેખાતો હોય ફેરફાર દેખાતો હોય રૂડા દેખાતા હોય શેનાથી છે બગડી જતા વાર ન લાગે અત્યારે તો બધો દાબો બગડ્યો છે જેમ કેરીનો દાબો બગડે બીજી બીજે દસ ને ફટાફટ બગાડી નાખે ને એમાં સમાજનો દાબો બગડ્યો છે તમે એક આંટો મારીને આવો ને તો પાંચ દુર્ગુણ આંખમાં આવી જાય હા કયો ત્યારે હા એવું છે તમે ટીવી ઓન કરો પાંચ દુર્ગુણ એમાંથી આવે બધા સોસાયટી આમથી આમ નીકળી જાવ પાંચ એવા લફંગા ભરતા એમાંથી બે ગુણ આવે બે દુર્ગુણ આવે કોલેજમાં જઈને આટો મારી નીકળી જાવ બે પાંચ ચોંટી જાય ક્યાં છે અરે તમે સ્ટાર મેં તો એવા અમારી પાસે આવતા હોય ને એટલે એમને ખબર હોય હું જો દુનિયામાં કેટલી ફેશન છે ને એ દરજીને ખબર હોય અને એના કરતા ધોબીને વધારે ખબર હોય બધા ધોવા નહીં આવે અમે એટલે અમે એક પ્રકારના ધોબી છે અમારી પાસે આવે ને એટલે બધી ખબર શું શું હાલે છે પોતાના જ સંબંધીઓ જેનો વિશ્વાસ હોય એ દુર્ગુણ વળગાડી દે સમાજ પણ એમાંથી બચી જાય છે કોણ સત્સંગ રાખે છે બચી આ આપણે પાનાચંદ બાપા દાસ સ્વામીના જોગ હોય ગુરુદેવ શાસ્ત્રી મહારાજના જોગ હોય બ્રહ્મસત્રમાં આવે સંતો સ્વામીની વિશે નિષ્ઠા હોય મરી તેજાના તજના વહાણો ભરી ભરીને વેપાર થતા હોય વિચાર કરો મુંબઈ બંદરેથી ઉપડતા હોય <clears throat> અટલક સંપત્તિ હોય પણ સત્સંગને અસર જોવો પચાસ વર્ષ થાય ને એકાવન વન થઈ ગયું બસ વનમાં પ્રવેશ સંસારથી નિર્લેપ અને આટલી શેઠને સંપત્તિ અને મુંબઈમાં મુંબઈ એ વખતે પરદેશ ગણાતો ત્યારે આજે તો શેઠ ધામમાં ગયા છે પણ જમવાનું જીવા ત્યાં સુધી શું એક જ ટાઈમ અને રોટલી અને મગની દાળ બીજું કશું જ રોગ નહોતો હોય ને નખમાય પછી એમ કેતા નહીં કે રોગ હતો એટલે રોટલી મગની દાળ જમતા અમે જમાડ્યા છે એને ઘેરે અમને બધા સંતોને થાળ કરવા માટે બોલાવી ગયા હોય અમે થાળ કરતા હોય સાથે બ્રાહ્મણો થાળ હોય ત્રીસ પ્રકારની ચટણી બનાવી હોય હા આ શું કેટલા ચાંદીના થાળમાં આટલી વસ્તુ ઠાકોરજી આમ એવા સરસ મંદિરો એટલું એટલું મૂક્યું આપણે ગણ્યા રાખીએ તો પાર ન આવે એ એને બનાવું કેટલું બ્રાહ્મણોને વળગાડ્યા હોય એના માથે ઉભા રહી રહીને જમાડે જમો જમો જમો શેઠ જમવા બેસે રોટલી મગની ગ્રાહ કાંઈ એ રાજકોટ આવતા બ્રહ્મસૂત્રમાં બહુ આગ્રહ કરો સવારે એક રકાબી દૂધ આપો એક કેળું પતિ ભજન કરે પાછા દુકાને નહોતા જતા એવું નતું કઈ બેસતો પણ આપણે દર્શન કરો તો એમ થાય કે હા જનક ક્યાં ગોતવા જવા કોનો પ્રતાપ આ સત્સંગ વગર આ ન થાય ભાઈ સત્સંગ વગર ન થાય કોઈ જીવનું એમનું ક્યાંય બળ નથી એક એવા શેઠ હજી છે એ એ અબજોપતિ મહેમાન આવ્યા ઘેરે મોટા માણસો કે ચાલો ફિલ્મ જોવા જવું છે મોટા શહેરમાં રહેવાનું ફિલ્મ જોવાનો આગ્રહ કર્યો અને કે ભાઈ તમે જાઓ હું ટિકિટ કપાવી દઉં બધું આ બધું કરી દઉં છોકરાઓ આવે બધા જે મોકલી દઉં નહીં તમે આવો સારું હારે ગયા નહીતર કોઈ દી જાય નહીં આ પડદો શું કેવી જોવે નહીં અને એવો સંબંધ હવે આમાં જાય તો વાંકું પડે ગયા બેઠા ફિલ્મનો પછી સમય પૂરો થયો ડોર બંધ થયું લાઇટ ઓફ થઈને થયું ચાલુ હાથમાં માળા પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું નોતમ લીલા રે પેલા મહેમાન કે ભગત તમે આ શું કરો કે મારે તો ટાણું થયું છે મારે ત્યારે નિમ કરવાનો હોય અમારે તો પદ થાય આ કેટલી વાર હાલે આવા તો દસ પદ છે બીજા આઠ છે વધારાના બીજા ચરણ છે તો આ ક્યારે પૂરે દોઢ કલાકે થાય ભગત તમે જાઓ ઘેરે અમને નિરાયતે જોવા દે સારું મારે એટલું જ જોઈએ છે <laughs> પૈસો છે સત્સંગ છે ને એ જ ઉગરે છે ભાઈ એટલે દોસ્તો મારા પ્યારા બધા યુવાનો તમને મારા હાથ જોડીને વિનંતી કયો તો વિનંતીના સ્વર છે પણ સત્સંગ હશે તો જ તમે ઉગરશો એ સિવાય બીજો કોઈ ઉપાય નથી સત્સંગ કથા શ્રવણ સંતોનો જોગ સંતોનો હેદભાવ એ મૂકી દો તો ફેંકાઈ જતા વાર નહીં લાગે એટલે ક્યારેક ક્યારેક કોઈક બહુ આમ આવતા બંધ થાય તો એવું આપણને જોઈએ કે સારો ભગત છે અને બિચારો હવે કેમ દેખાતો નથી કાંઈ આપણે એની પાસે લઈ નથી લેવો અને એ છાતી ઠોકીને કોઈ આમ કે ઉભો થઈને કે અમારી પાસે આમ તમે લઈ લીધું લ્યો બોલો ને હું તમને ચેલેન્જ કરું છું આમ ઉભો થઈને બોલો લઈ લીધું અમારી પાસે કઈ પણ એવા એવાને આપણે એમ કહીએ ભાઈ તમે નથી આવતા સારું નથી તમારો જીવ એવો નહીં રહે તમે બેસો સાંભળો તો તમારો જીવ ભગવાનમાં જોડાયેલો રહે છે દુર્ગુણો નહીં આવે તો આ તો બધું એવું છે તમે રજોટમાં નીકળો તો મેલા થયા વગર રહો પણ અહીંયા કમસે કમ બેસો તો અહીંયા રજ નથી ઉડતી એ તો એકસો એક ટકાની વાત છે ને અહીંયા રજ નથી ઉડતી સત્સંગ જ ધોવે છે એટલે દુર્ગુણો આવે પૈસો આવે અરે તમે કરોડો અબજો કમાવ ને પણ સંતોમાં હેદભાવ રાખો આવીને સાંભળો એટલું નહીં પણ મારો કરીને માનો ની કેમ વર્તવાનું ટેવ રાખો દુનિયાનો દુર્ગુણ અડે નહીં ભાઈ દુનિયાનો દુર્ગુણ અડે મેં એક વચનામૃત કહ્યું છે એમાં વાત કરેલી છે ને એક જુવાન જતો હતો ફોરેન જતો હતો જોગી સામે પગે લાગ્યો જોગી સામે કીધું કે હું સ્વામી પરદેશ ટ્રીપ માટે ધંધા માટે જાઉં છું સ્વામી ગુલાબનું ફૂલ લઈને આપ્યું ગયો આની જેવા રેજો એટલું જ કીધું અને ઓઈલો ગયો થાઈલેન્ડ આ બધું એવું તેમાં તે હોટેલ બુક કરો તોય નક્કી સ્ત્રીઓ એની સાથે બુક થયેલી જ હોય હવે આને તો કલ્પના બહારનું એ તો હજી રૂમમાં બેઠો છે ને ત્યાં કાંઈ ખાય નહીં ખીચડી રાંધતો હતો એ ત્યાં સ્ટવ ઉપર હારે લઈ ગયો હતો મગચોખા એ રાંધતો હતો એમાં ઓઈલું નકટું આવીને ઊભું હા કે તમે અહીં શું આવ્યા તો કેમ એ તો આની સાથે બુક થયેલું હોય તમારે કોઈ પૈસા આપવાની જરૂર નથી આ તો બધું ભરપાઈ જ હોય છે તમારી કંપનીએ ભરેલું છે બધું હે કંપની વાળી બહાર નીકળે અહીંથી જા જા પણ નહીં લાંબી વાત છે મેં એમાં વિસ્તારથી કીધી અત્યારે મને વાત કરતા સંકોચ થાય છે પણ એ નથી ગઈ હું જાઉં તો મારી નોકરી જાય ને આમ જાય તેમ જાય મારી તકલીફ થાય હું અહીં ન જાઉં બેઠું હા બેઠો માળા કરી ગોલું જોગી સ્વામી ફૂલ આપેલું દેખાય આવો નાવો રેજે તું બસ આવો નાવો રેજે એમ સત્સંગ જ આપણને દુર્ગુણોથી બચાવે છે બાકી પૈસામાં આવે છઠ્ઠું પૈસો આવે એટલે કલહ આવે ભાઈ હમ જો દુઃખ છે ને માણસોને ભેળા કરે બાપે માર્યા વેર હોય પણ કોઈ મરણ થઈ જાય ને તો હવ માથે ઓઢીને આવી જઈશ આવી જાય કે નહીં દુઃખ ભેળા જ કરી દે નહીતર ઓહો વિશ્વેશ્વરના ઝેર ઝરી ગયા હોય પણ કોઈ મરણ થઈ ગયું આપણે ગણશે નહીં આવીને ઉભા રહી જશે આંસુ પાડશે કાંઈ એવું નહીતર ઓયલું ન હોય પણ છતાંય વામ હાથ ફેરશે હશે ભાઈ થઈ ગયું છે શાંતિ રાખો પછી દુઃખ ભેળા કરે સ્વભાવ છે જોવો દુઃખનો ભેળા કરે અને સુખ જુદા પાડી નાખે લગ્નનો માંડવો રોપો તમને એમ કે આવશે એ ફંટાઈને બેસે દસ વર્ષ પહેલા એ તમારા ઘરના શું કીધું તું <laughs> હવે એ મને પગે લાગે એ મને માફી માગે તારો બાપો પાઘડી કાઢીને મારા પગમાં મૂકે આમ થાય તો આવું નહીં તો આવું સુખ જુદા જ પડ નાખે સ્વભાવ જ છે અરે વરસાદ આવ્યો હોનારત થઈ ગઈ જીવ જંતુઓ બધા મેળા મળવા તરવા નદીમાં <clears throat> એક પાટિયું અને પાટિયા ઉપર જીવ બચાવવા માટે કૂતરો બિલાડી ચડી બેઠા બહુ હકીકત છે આ છાપામાં આવેલું વર્ષો પહેલા આ ક્ષેત્ર જે રેલાણી ને એ વખત જે લાકડાના પાટિયા પર કૂતરો બિલાડી ચડી બેઠા તે બે હામ હામ આમ બેઠા નિરાયતે હવે શું વાતું કરતા છે રામ જાણે પણ હા આમ નમિયા થઈને આમ બેઠા જીવ બચાવો છે દુઃખ આવી પડ્યું છે કૂતરો બોલતો નથી બિલાડી બોલતી નથી કેવા હંપીને બેઠા દુઃખ ભેળા કરી દે ને કૂતરો ને બિલાડું અને હામ હામાં બેસે આમ કારણ બે ને દુઃખ છે એટલે બોલતા નથી કે જો આમાં કાંઈ કર્યું બે ગયા એમ જયારે કાંઈ ખાવા પીવાનું ન હોય ત્યારે કુટુંબ આખું હળી મળીને રહેતું પણ જેવો પૈસો આવે આને ખેંચા ખેંચી શરૂ થાય તમે વિચાર કરો આમાં કેટલા એવા ભાઈનો પરિવાર હશે પૈસો આવ્યા પછી બાજા નહીં હોય હું આ લઈ લઉં હું આ લઈ લઉં આ નહીં આ નહીં આમ નહીં અડધો વીગો હું તને શેના દઉં એમાં જ મરી જાય નહીં તો કાંઈ ન હોય લે છે ને સાચું છે ને પૈસો પૈસો આ મૂળ સ્વભાવ વ્યક્તિનો નથી અગ્નિના કોલસાને અડો શું થાય દજાડે ને એનો સ્વભાવ છે ને બરાબર છે ને એમ પૈસાનો સ્વભાવ છે ધ્યાન રાખો પૈસાનો જ સ્વભાવ છે આવે એટલે લડાવે જ લડાવે જ એનો સ્વભાવ છે બે દોસ્તારો પણ કેવા <clears throat> ક્લોઝ બે પિંડ નોખા પણ આત્મા એક એમ કહેવાય ને કે તેલનું ટીપું તેલના ટીપામાં ભળી જાય <clears throat> એવા પણ બહુ ગરીબ વાત સાંભળજો મજાની છે ઘણી મહેનત કરે કાંઈ પણ ધંધો કરે સાથે જ કરે પણ કોઈ એમ ન કહે કે આ બે મિત્રો હશે એમ જ કે એક માના જીણા બે ભાઈ હશે કદાચ એવું હેત ભાઈઓને નહીં હોય એવું હેત હા ઘણા બધા પૈસા કમાવા માટે કર્યું પણ બે પૈસા ક્યાંય મળે નહીં પછી બે નક્કી કર્યું ભલા હાલને પરદેશ ખેડીએ પૈસો અમુક રીતે જ મળે એક તો દરિયો ખેડે પરદેશ જાય કાં કોઈ દત્તક લે અને કાં દગો કરે આવી રીતે આ પૈસા મેળવવાની રીત છે હા એક જણે પુસ્તક છપાવ્યું હતું પૈસા કમાવાની સો રીત તો એના એક જણાને મળ્યો એને કે ભાઈ મારે પુસ્તક છપાવવું છે તો મને થોડી મદદ કરીને તો એવું કેવું પુસ્તક છે તો કે પૈસા કમાવાની સો રીત એટલે આ સો રીત છાપ મળે એવા પૈસાનું પુસ્તક છપાવે છે અને તું મારી પાસે પાછો પૈસા માગે તો એમાંની આ એક રીત જ છે હવે એટલે કે હવે આપણે એમ કરો પરદેશ જતા રહીએ પરદેશ એટલે આ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોટા શહેરમાં વહી જાય પરદેશ ગણાય છે નીકળ્યા હલ્યા હલ્યા જાય છો કે કાંઈક ધંધો કાંઈક ઘણા નથી કહેતા કે ભાઈ ગામ બદલી નાખીને વળી પાંદડું નસીબથી આડું તો ખાઈ જાય હલ્યા જાય છે રસ્તો છે બે ભાઈઓ કાપે જાય છે રસ્તો એમાં સામેથી એક સાધુ મળ્યો સાધુ કે જોવાદડાવ હા નમો નારાયણ હા મહાત્માજી નમો તમને ચેતવણી આપવી છે હા આ બાજુ જાતા નહીં તમારે આમ જવું છે ને હાલ એ રસ્તે જાતા નહીં કેમ ને એક ડાકણી બેઠી છે લાલ લુગડું પહેરીને ડાકણે બેઠી છે તમે એ બાજુ જાતા નહીં બીજી બાજુ વયા જાઓ મહાત્મા કઈ નીકળી ગયા હા બે કે આપણે તો મરદ છાટી ભૂત જોયા નથી હોય તો એમ ભૂતની અરે બાથો બતાવી એવા અને ઓમે દુબળા હોય ને આવું થોડા હોય મજૂરી કરીને થયા તો લોઠાઈ બહુ હોય હવે ડાકણ બાકણ શું છે બથો બતાવીએ હાલો નથી પાછું વળવું ડગલું ભર્યું કે ન અટવું ન અટવું નીકળ્યા ઘણો પંથ કાપી નાખ્યો કોઈ ડાકણ દેખાણી નહીં એમ હાલ્યા જાય છે ત્યાં રસ્તામાં એક પોટલું મળ્યું અને પોટલું લાલ લુગડાનું એટલે કે આ શું જંતર મંતર છે લાલ લુગડા બોલે મહાત્માજી કહેતા કે ડાકણનું કહેતા હતા પણ આ તો લાલ લુગડામાં કઈ પોટલું છે ઉપાડ્યું ભારે વજન ખોલ ખોલ ખોલ્યું નગદ સોનાના રૂ સિક્કા ઓહો આવું મોટલું બે જણા થઈને ઊંચકાય એટલું હવે એક પૈસો મળતો નહોતો ત્રાંબાનો અને એની જગ્યાએ સોનાના સિક્કાનું બે જણાથી ઉપડે ને એવડું પોટલું મળ્યું ઓલા કે એલા કામ થઈ ગયું ઓલો મહાત્માજી બોગસ ડાકણ છે આ બાજુ આવવાનું ન ટાળ્યું હોત તો વયું જાત બે જણા ઉપાડીને પોટલું લઈ ગયા એક ઝાડવા નીચે જઈને બેઠા મટી ગયું મટી ગયું મહેનત કરવી હાથ પેઢી સુધી ખૂટે ને એટલું આવી ગયું બેઠા હા પછી થોડી વાર આરામ થઈ પરસેવ બરસેવ લૂછો એમાંથી એક સિક્કો કાઢ્યો અને એક જણા એના મિત્ર કીધું લે હવે તું જા આમે નગર થોડું દેખાય છે પણ તું જા હું આ સાચવું ત્યાંથી ખાવા પીવાનું લઈ આવે નિરાતે ખાઈએ પીએ ઉઈએ અને પછી આપણે વતન પાછા ભળી જાય એ લેવા ગયું એક રૂપિયાનો સિક્કો લીધો હાલ્યો જાય છે સિક્કો આમ આમ જોવે આનું પોટલું દેખાયો અરે અડધું આને દઈ દેવું પડશે જોઈ લ્યો પૈસાનો ગુણ જુઓ તમે અર્ધું આને દઈ દેવું પડશે હા ભોજન લીધું તું ખરું હળહળ જીળ ફેરવી દીધું ત્યાં જાય ને ખાય એટલે ઉકલી જાય ને બધો પૈસો મારો બસ લીધું ભેર ઝેર ભેળવું લાવ્યો આવી ઓલાને કીધું ભાઈ બહુ દુકાનો રખડ્યા વટાવાની માથાકોટ વજન લેવું હું તો થાકીને પાણી પાણી થઈ ગયો છું ઘડીક મને હુઈ લેવા દે અને તું જમી લે પછી રાખજે નિરાયતે પછી હું નિરાયતે જમી લઈશ મતલબ જમવા જેવું થતું નહીં અને પોતે જમીએ લીધું છે કઈ થોડું ઘણું ખાય નહીં તો કઈ ઓલાને ખબર નથી સૂઈ ગયો સારું સુઈ જા પણ આ નક્કી ફરી ગયો હતો પોટલા પાસે બેઠો હતો ઓલો તો એક રૂપિયાની સિક્કા હાથમાં લઈને ગયો હતો એને તો કોઈલો હમણાં આવશે અને અડધું આપી દેવાનું નક્કી કરીને આવો મોટો પથ્થરો ગોતી રાખ્યો હતો બેસે આવીને માથામાં નાખીને ખેલ ખતમ એવડો તો સુઈ જ ગયો પથ્થરો લીધો ઉપાડીને નાખ્યો ત્યાં જ્યાં નાળિયેર ફૂટે ને મસ્તક ફૂટી મરી ગયો પોટલું પોતાનું થઈ ગયું ને ભૂખ્યો તો હતો લાડવા જઈમાં કહેવાય જરૂર ખરી શું થયું પોટલું હજી ત્યાં પીડ્યું છે જોતું હોય તો એડ્રેસ આપું કેટલું હેત હતું પણ જુઓ કોણે આ કરાવ્યું પૈસા એ કરાવ્યું હા દોલત એવી છે સોએ હુએ કિતને કો જગા દેતી है दौलत सोए हुए कितने को जगा देती है दौलत अच्छे अच्छे का डिगा देती है ईमान दौलत अच्छे अच्छे का डिगा देती है ईमान ये दौलत दौलत में ऐसी गर्मी है जो चढ़ जाए तो इंसान को शैतान बना देती है दौलत કાંઈનું કાંઈ કરી નાખે એક વાત કરી દઉં આજે તો મારે ઘણું બધું પૂરું કરી દેવું હતું પણ ન થયું હજી તો થોડુંક બાકી છે ને પછી તો મધુર વાત છે પણ હવે તો પછી જ આવશે પણ એક ખાલી વાત પૈસાનો દુર્ગુણ છે બનેલી ઘટના છે વિલાસ વધે દોષ આવે કલહ વધે હિંસા પણ કરાવે નિષ્કુળાનંદ સામે આખું જે ચેપ્ટર લખ્યું છે ને એમાં બધા દુર્ગુણો લખ્યા છો પૈસો શું શું કરાવે છે હિંસા કરાવે કચ્છનું માધાપર ગામ છે ત્યાં એક એક ભાઈ જુવાન એની બેન રે એટલે જુવાનીઓ ત્યાં આવ્યો આફ્રિકા કમાવા ગયો છે દસ હજાર રૂપિયા લઈને આવ્યો થયું કે બેનને ઘરે થઈ પછી વતન ચાલ્યો જાઓ રોકાણો બેનને ત્યાં બેન પોતાની કેવા ભાવ હોય ગરીબમાં રહેતા હોય ભાઈ કમાવા ગયો ભાઈ બહુ નિર્મળ કહી દીધું બેનને દસ હજાર રૂપિયા છે પોટલું મૂકી દો કટારામાં એક બે દિવસ રોકાઈશ પછી વ્યો મારે કોડ છે કે મારે તને થોડું થોડું કંઈક ઘરેણું ઘડાઈ દેવું આમ તે તેમ તે બધું ભાઈને ખૂબ જમાડ્યો ચૂરમા લાપસી આ બધું રાત પડી ગઈ છે ઓ ભાઈ પણ સગી બેન છે પૈસો ઘરમાં આવ્યો આ કોઈ <clears throat> દંતકથા નથી બેનને થાય છે એના ધણીને જગાડ્યો એને કહ્યું સાંભળો કોઈને કહેતા નહીં મારો ભાઈ આવ્યો છે ને હા બહુ સારું કહ્યું દસ હજાર રૂપિયા છે હા તેમાં શું વાંધો મહેનત કરવા આફ્રિકા ગયો તો ભગવાન મેર કરે તો થાય તમે સમજ્યા નહીં એ જેમ મારા બાપની મિલકતમાં ભાગીદારી એમ હું ખરીક નહીં હા તે શું છે તારા બાપા તને એને જેટલું મળવું જોઈએ એટલું તને ઘણું આપ્યું છે ને અહીંયા લાઈવ છો ને કરિયાવરમાં ક્યાં ઓછું આપ્યું તો જા છો ત્યારે આપે જ છે ને બધું એમ નહીં તમને ખબર ન હોય બધી મેં વાતો ન કરી હોય મારું કેટલું ભાગનું નીકળતું મને બેતા ન હોય મારો ભાઈ આમ ઓલો ભાઈ આમ મોટો ભાઈ અરે પણ તે અત્યાર સુધી કોઈ દિન જ કીધું આવું ઓલો બીજો ભલો માણસ પણ દસ હજાર ભાડી ગઈ ને બેન તે તારો વિચાર શું છે આ તો હું તમને કહી રાખું તમે ભળો કે ન ભળો હું મારા ભાઈને પતાવી દેવાની છું અરે રામ રામ કર તું શું બોલે છે ના મેં તો નક્કી કર્યું છે હું ના પાડું છું આપણે જે મળ્યું છે બહુ છે ના અને બેને કાતીને જાલીમ વિચાર કરી નાખ્યો રાત્રે ભાઈ તો ભર નીંદમાં સૂતો છે લોખંડની મોટી કોષ લગભગ ઘરોમાં હોય ભાઈ તો બેનને ઘરે કેવો નિરાયતો સૂતો હોય અને કેટલા વખત પછી આવ્યો હોય ત્યારે કેવા ભાવથી હોય એ ભાઈ સૂતો છે મોટી લોખંડની કેસ ફેરવીને માથા મારી ભાઈના રામ રમી ગયા ખાડો ગાળી ઘરમાં જ એને દાટી દીધો કોઈને ખબર નથી ભાઈ ક્યાંય ગયા તેથી કાંઈ ફોન નહોતા કોઈ આગળથી તો કાંઈ કહેવાતું નહોતું કે હું અહીં રોકાણો છું ને આવું છું ભાઈ ક્યાં ગયો કોણ જાણે છે બહુ સારું થઈ ગયું કે કોઈને ખબર તો પડવાની નથી ને વાતે સાચી ખબર ન પડે રાતે રાતે ઘરમાં ખાડો દાણે દાટીને હાવ ગાય ગાય ઓલી પોકરી નાખ્યો કોને ખબર પડે માથે પાછો ખાટલો મૂકી દીધો વાત પૂરી થઈ પણ જેમ જેમ જેમ જેમ દિવસો જવા માંડ્યા ને પછી ઓલો ભાઈને કોષ મારી દીને શરીરે તડફડતું હતું રુધિર ઉછળતું હતું સ્વપ્ના ભેકાર આવે ભાઈનો ચહેરો દેખાય મા બાપ ગુજરી ગયા હોય પણ એનો આખો ભાવ દેખાય ભેકાર જીવન મીંડું થવા હત્યા કઈ છોડે પાપ છોડે હવે રાત્રે ચેન નથી દિવસે ચેન નથી પાપ અંદરથી એને બાળે છે ઓહો મેં વાગા મારા ભાઈને અને મારો આ ભાઈ ગરીબ હતો તો બિચારો કોઈ તે ખાધું નહીં મને દીધું છે હવે સાંભળે તો ખરું ને હું ખોટી બોલી મારા ધણી આગળ બાકી એને ઘરમાં નથી રાખ્યું ને મને દીધું છે એને ઘરમાં પિત્તળના વાસણ રાખ્યા છે અને મોંઘા વાસણ મને ત્રાંબાના દીધા છે મને ઓછું નથી દીધું તોય મેં એને મારી નાખ્યો પૈસા માટે મારી નાખ્યો આનું શું કરું સાંભળજો વાત કોક છે ને એમને બેનપણી એને વાત કરી એ સત્સંગી સ્વામિનારાયણ આ નહીં કોઈ આ સત્સંગી બેન એને એમ થયું કે કોઈ રસ્તો બતાવે આ આ પાપમાંથી હું છૂટું એટલે ચોખી વાત તો કરી નહીં કરે મરી જાય તો તો પણ એને કીધું મને કઈ શાંતિ નથી પૈસો તો છે આવું છે પણ દુઃખ બહુ રાતે મને આમ થાય દિવસે મને આમ થાય મને કઈ જમ્પ નથી તો મને શાંતિ થાય તું એવું કંઈક બતાવી ને હરિભક્ત ભાઈ ભગવાનના ઘરનું માણસ એમણે કીધું બેન અત્યારે તો આપણે બાજુમાં ભુજ સ્વામિનારાયણ મંદિર છે એવા પરમ પવિત્ર સંતો વસતા જ ભગવાન સ્વામિનારાયણ ખુદે બથમાં ગાલીને પધરાવી નરનારિંદેની મૂર્તિઓ છે તીર્થધામ કહેવાય બેન હા તે હું તારી ભેળી હાલું અને તને અશાંતિ થાય છે અજંપો થાય છે પીડા છે મને એમ થાય તારું દુઃખ ઓછું થાય જે કાંઈ નડતર પાપ ઓછા થાય તું ત્યાં બધાને સંતોને ભોજન કરાય અને નરનારાયણ દેવને થાળ ભોજન કરાય અને સંતો ભક્તો જે આવે એને જમાય તારા તરફથી રસોઈ રાખ હા એ કરું તો મને સારું થઈ જાય અરે ભગવાનને સંતો જમે તારા બધા પાપ મટી જાય એમ કયો એટલો ખર્ચો કરી હાલો બે ઉપડ્યા અરે સંબંધીઓ છે લીધા છે ભુજમાં આવીને મળ્યા મંદિરમાં વાત કરાવી જે કોઈ પુરુષ હશે એના દ્વારા કેવડાવ્યું બેનો સીધી જઈ શકે નહીં આવતીકાલે રસોઈનું નક્કી થયું જે બનાવો એ છૂટ સારામાં સારું બનાવો દેવને સારા મજાના થાળ કરો જે હરિભક્ત બેન આવ્યા હતા એનો પરિવાર આવ્યો છે એમણે કેવડાવ્યું કે બહુ ભાવિક છે બહુ ભાવ છે ભાવથી દેવને થાળ ધરાવજો બધા સંતો ભાવથી જમજો મહેમાનો આવે બધાને જમાડજો અને પ્રાર્થના કરજો એના જીવનું સારું થાય દુઃખ દૂર થાય સારું સંતો તો વિચાર બીજે શું કરે આવી રીતે કોઈ આવે તો એનું સારું થાય એવું જ હોય સારું સારું સરસ મજાના જે કઈ જમાને બનતા છે સાટા જલેબી મેંડા જે હશે એ બધું બનાવી દાળ ભાત શાક પૂરી ફરસાણ ભજીયા આવું બધું બનાવી દેવને થાળ બનાવ્યો બ્રહ્મચારીએ ત્યાં ચોખ્ખે થાળ બનાવ્યો સંતોને માટે પણ રસોઈ બની ગઈ બ્રહ્મચારી થાળ લીધા દેરામાં આવી મુકાણા ટેબલ નરનારાયણ દેવ આગળ થાળ મુકાણ ભાવથી બ્રહ્મચારી બેઠા છે નારાજને થાળ બોલીને જમાડે છે જમો થાળ જીવન જાવું ભાવથી બ્રહ્મચારી એ જમાને બ્રહ્મચારીઓ થાળ ધરાવતા ભાઈ મૂર્તિઓ હાંકોટા કરતી હા મામી હા ગરમ કઢી હોય કે કાંઈ એવું હોય તોય ઠાકોરજી એ જરા ઠારીને ધરાય એમ પચસ્ટ ભાવે જમવા પ્રભુ બહુ ભૂખ્યો છે ભાવનો ભૂખ્યો છે ભોજનનો નથી ભાવનો બહુ ભૂખ્યો એવો ભાવનો ભૂખ્યો છે ને કે રાતે ઉઠીને ખાવા દોડે એવો છે હા આ જરાય ખોટું નથી કહેતો તમે અડધી રાતે જો પુકાર કરો ને અડધી રાતે ઉઠીને જમવા આવે એટલો બધો એટલો બધો ભાવ છે અને મને તો લાગતું જ નથી સ્વામિનારાયણ જેટલો કોઈ દયાળુ હોય બ્રહ્મચારી થાળ ભાવથી જમાડે છે આંખ્યું મીચી વિનંતી કરે ખાણા થાળ હેઠો દેવે લાત મારી દીધી આમ બ્રહ્મચારી ફડકી ગયો આડા કાંઈ નથી ના ઉડી ગયું બે ત્રણ જણા બોલાય બધું સાફ કર્યું લીધું હા શું થયું હા શું થાળ કાં ઉડ્યો મૂર્તિ ચૂપ એ બધું સાફ કર્યું બ્રહ્મચારી ગયા બીજો થાળ તરત ઉટકી સાફ કરી માંજી લાવીને ઠાકોરજી આગળ પાછો થાળ મૂક્યો બ્રહ્મચારી ઉભા ઉભા છો અને ઉભા ઉભા થાળ બોલે છે આંખમાં આંસુ છે એકવાર થાળ ફગાવી દીધું આ શું છે એમ હું થયું હાડું એમ ભાવથી મહારાજને જમાડે છે મહારાજ એને પોતાનું દેખાય છે કે મારો કાંઈ અપરાધ છે મેં કાંઈ અપવિત્ર રહી ગયો છું મારો કાંઈ હાથ નહીં ધોવાયા હોય કાંઈ પગ મેલે પડી ગયો હશે કાંઈક મારાથી કાંઈ ભૂલચૂક થાળમાં થઈ હશે કાંઈ એમાં કાંઈ ગાળા ચાળાનું રહી ગયું છે એટલે બ્રહ્મચારી આંખમાં આંસુ કે મારેથી કાંઈ ગાળા ચોળાની કાંઈ ભૂલ થઈને મારા પ્રભુએ થાળ આમ નાખી દીધો એટલે આંખમાં રોડતા રોતા બિચારા વિનવીન કે મારા મારી જે ભૂલ હોય મારા બાપ મને મને કયો પણ તમે જમો એમ જ્યાં બ્રહ્મચારી આમ હજી તો વિનંતી કરીને થાળ બોલે છે થપાટ લાગી દેખાય કે થપાટ મારે થાળ ઉલ્લીને પીડવેટ અને બ્રહ્મચારી ધ્રુસકું મુકાઈ ગયો મારો કાંઈક અપરાધ છે મીંઢા દંડવત કરવા એ મારા મારો શું વાંક છે નરનારાયણ દેવની મૂર્તિમાંથી સહજાનંદ સ્વામી પ્રગટ થઈ ગયા બ્રહ્મચારી તમારો કોઈ વાંક નથી હા મહારાજ તો આ અભાગણીનો થાળ છે હું નહીં જમી શકું હે હા કેમ મારા શું થઈ ગયું હગા ભાઈને મારીને આવી છે એના હગા ભાઈને કાપી નાખ્યો છે અને એમાંથી છૂટવા હાટું અહીં તમને બધાને જમાડવા આવી છે હું એનો એક કોળિયો ખાવાનો નથી હું દયાળુ છું પણ આવો ભોટ નથી આ પાપ અહીંયા લાવવાનું છે અને એમાં છૂટવા માંગે છે કેવો બિચારો નિર્દોષ એનો ભાઈ એને એનામાં કાચા ચીભડાને જેમ કાપી નાખ્યો ને પાપ છૂટવા માટે આવ્યો બ્રહ્મચારી બધા સાધુને કહી દો એનું કોઈ અન્ન ખાશો નહીં અન્ન ખાશો નહીં એનું કોઈ અને મને જો તારે જમાડવો હા મહારાજ મારે તો તમને જમાડવા હા બીજું સીધું લઈ આવી એનું અન્ન બધું કાઢી નાખો ભંડારમાંથી બહાર ભગવાન જુઓ તને જુઓ તો ખરા ભાઈ એનું બધું અનાજ કાઢી નાખો બહાર બધું ગાયન કૂતરાને ખવડાવી દો કોઈ જણ ખાય નહીં કોઈ જણને ભિખારી નહીં ખવડાવતા નહીં કૂતરાને ગાયોને ખવડાવજો બધું કાઢી નાખો ભાઈ બીજું સીધું સામાન લાવો અને હવે બીજું કાંઈ કરવું નથી રોટલીને શાક ને છાશ ને અથાણું લાવીને મને દે તારી આમે હું જમીશ બ્રહ્મચારી ગયા વાત કરી બધા સાધુને કે આ થયું છે કાળો કેર થઈ ગયો હાહાકાર થઈ ગયો એલા કાઢો કાઢો બધું કાઢો ઓ બાબા મૂર્તિઓ જો કેવી બોલતી હતી એ બધું ગાડા ભરી ભરી નાખ્યું બધું ગાયો ગાયોને કૂતરાને બીજું સીધું લાવ્યા એમાંથી રોટલી દાળ રોટલી શાક કરીને ઠાકોરજીને થાળ કર્યા સંતોને જમાડ્યા અને ઓલા રોતા રોતા હતા જે થયું એનું જે થવાનું એ થયું પણ ઇન્સાન કો શૈતાન બના દેતી હે દોલત પૈસો કરાવે છે પછી પાછો વળવાને એમાં રિવર્સ નથી આવતું ને આમાં આમાં રિવર્સ ક્યાં આવે છે ભાઈ અને જેટલી ગતિ ઝડપ વધારે એવા વાહનોમાં રિવર્સ નથી હોતું તમે જો પ્લેનમાં રિવર ગેર્સ નથી નથી એટલે જેટલું પાપ તીવ્ર ને પાછું વળવાનો ગેર નથી એ વિચારવું પડે વધુ પૈસો આવે ક્યાંય એમાં હિંસા અપરાધ પાપ દ્રોહ એવું તો નથી થઈ જતું ને એનો સ્વભાવ છે એમાંથી છૂટવાનો ઉપાય શું બચવાનો ઉપાય શું લક્ષ્ય બદલો લક્ષ્ય બદલો છેલ્લી બે મિનિટની વાત કરું લક્ષ્ય બદલો લક્ષ્ય શું અરે ભાઈ છેલ્લો જન્મ કરવો છે આ લોકમાં ક્યાં રહેવું છે હા લોકમાં તો બસ આવ્યા છીએ ગુણાતીતાનંદ સ્વામી કે આ લોકમાં તો જાણે આવ્યા જ નથી એવું કરી નાખવું છે આવ્યા જ નથી હવે જેનું નિશાન બદલી ગયું કે ભગવાનના ધામમાં ભગવાનની સેવામાં જવું છે તો એ આવા થોડા પૈસાઓ માટે ઝઘડો નહીં કરે સમય વડપ વેડપશે નહીં પૈસો જાતો જવા દો સુખે આપણે કરવું છે શું શેના માટે આપણો જન્મ છે જવા દો પાંચ પીજા જાતા જવા દો મુવા પણ જીવન ખરાબ કરવાનું એના માટે શ્વાસ બગાડવાના છે ભજન કરો હરી કરો નિરાજ થઈને માળા કરો જપ કરી લો કાલ સવારે મોત આવી જાય છે બગડી જાય છે એના પૈસા માટે તમારે એરપોર્ટ ઉપર અહીંયા અમદાવાદ એરપોર્ટ ઉપરથી તમારે પ્લેન પકડીને અમેરિકા જવાનું હોય તમે પચીસ ત્રીસ ચાલીસ હજારની ટિકિટ લીધી હોય અને તમે ટેક્સી બાંધીને ગયા અને ટેક્સીવાળા વાળા હારે તમારે દસ પંદર રૂપિયા માટે ઓછું વાતતું થયું ભાડું તો એને ઝઘડા માટે તમે પ્લેન ચૂકો <laughs> ના ના હું તને દસ દઉં જ નહીં બોલ્યો કે હું તમને છોડું જ નહીં તો એમાં તમે ત્રણ કલાક કાઢી નાખો અરે ભાઈ દસ ને હાલે ને પચાસ રૂપિયા મૂળ આવે ને સો રૂપિયા રાખે ને યાર હવે શું છે માંડ માંડ વિઝા મળ્યા છે સાચી વાત છે ને એમ જેને નિશાન બનાવી જાય કે મારે તો સહજાનંદ સ્વામી પાસે વયું જવું છે પછી હવે એને આ આ બધું ઠીક છે મારા ભાઈ હાલે રાખે આવે ને જાય ભલા માણસ શું છે બધું આ દુનિયા આ નરકના ખાડામાં પડી ગયા છીએ આપણે તો સમજો ને નરકના ખાડામાં પાયખાનામાં પડી ગયા છીએ હવે કરવું શું પણ ડોકું તો બહાર છે ને <laughs> આવું જ છે આમાં કઈ સુગંધ આવવાની છે ભાઈ એક બે જેવી વાત છે આમાં સુગંધ આવે આ ખાડામાં પડી ગયા ગુણાતીતાન સામે કે વ્યવહાર છે તો સુરતના પાયખાના જેવો સુરતના વાળા પાપડીનો ઓલો જુવારનો પોંક ને બધું ફરસાણ ને ઢોકળા એ બધું બહુ ખાય એટલે ખાડા ગંધાય બહુ એના ગંધ મારે લસણ ને ડુંગળી ધમધમાટ કરે પાયખાનામાં જાય ને તો બધી બધું આવે બધું આવે બધું એના કરતા ઓછું ને હળવું ખાનારા એના પાયખાનામાં ગંધ નો આવે આ ખાય પાયખાનું છે આમાંથી તો આપણે નીકળીને ભગવાનની પાસે પહોંચી જવાનું છે તેવા પાંચ પૈસા માટે ઝઘડાનો સમયનો બચાવ બગાડે અને બીજું લક્ષ્ય ત્યાં છે એટલે એવા કોઈ પાપ ન કરે હું કરું તો મારો માલિક શું મને કી લક્ષ્ય બંધાઈ ગયું છે હું પૈસા માટે જો આવું કરી નાખું આમ કરી નાખું તેમ કરી હું મારી નાખું કને કરું બીજાનું કરી નાખું ચૂસી નાખું લૂચી નાખું આ કરું તો માલિક મને અડે નહીં માલિક એના ઘરમાં અમને રહેવાય ના દે હમ લક્ષ્ય જો ચેન્જ થઈ જાય ને મોટું લક્ષ્ય બંધાઈ જાય ભગવાન ભગવાનની સેવા ભગવાનનું ધામ તો પૈસો એને અનર્થ કરતા બચાવી લે છે એકસો એક ટકાની વાત છે આપણે પ્રાર્થના કરીએ શ્રીહરિ આપણી સર્વ પ્રકારે રક્ષા કરે સત્સંગનો જોગ આપે અને આવા દુર્ગુણથી બચાવે સંતોમાન ભગવાનમાં નિષ્ઠા રખાવે અને આપણને એવું લક્ષ્ય નિશાનનું કીધું છે બે સેનાના મધ્ય નિશાન માંડ્યું હોય એમ આપણું નિશાન બની જાય આ દેહ કરીને તો છેલ્લો જન્મ કરવો છે અને સહજાનંદ સામે પાસે પહોંચવું છે અને બીજા જે કાંઈ દુર્ગુણો છે એ દૂર રહે અને અમારું મન શ્રી હરિ આપના ચરણમાં લાગ્યું રહે એવી પ્રાર્થના અમારી સ્વીકારજો એટલી પ્રાર્થના સાથે આજે પૂરું કરીએ સહજાનંદ સ્વામી મહારાજ વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવનનું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો